કે તમને લોકો ને લાસ્ટ વીક માં કઈ પૂછવું છે આગલા ક્લાસ માં આપણે જે સબ્જેક્ટ ચાલે છે એ માં કઈ કોઈ છે લાઈન પર આરાધ જ છે હા તમને લોકો ને છે કોઈ પ્રશ્ન છે લાસ્ટ વીક માં કઈ કોની વારી છે આજે તમે વડોદરાથી કરવાનું છે નિરૂપણ હા બરોડા હાલોલ થી કોઈ ના કરતું હોય તો બરોડા થી કરીએ જોઈને જ નથી થયા શું કહું હજી સુધી એ લોકો તો હા શીલાબેન તમે કરો ને હા હા હા પ્રણામ જેજે હા એટલે આગળ આગળ આગળના શ્લોકમાં અક્ષર બ્રહ્મ અને જગત ને વાદીઓ અલગ અલગ પ્રકારથી કહે છે એ બતાવ્યું કે કેટલાક સંખ્યા મત વાળા છે તે સત્વરજ અને તમથી ત્રણ ગુણથી બન્યું છે જગત એવું કે છે કેટલાક માયા થી બન્યું છે એવું કે અને કોઈ ઈશ્વર એટલે કોઈ થી બન્યું છે એવું કે છે નેક્સ્ટ એવું કે છે કે આ જગત અનાદિકાળથી એમ કે પ્રવાહની માફક સ્વતંત્ર ચાલ્યું જ આવે છે એવી રીતે અલગ અલગ જગત વિશે મત બતાયા આગળના શ્લોકમાં હવે પાંચમા શ્લોક શ્લોકની ઉત્થાનિકા પરંતુ એ મત વેદ શું ભિન્ન હે સાસુ એસે વેદ મત શું ભિન્ન મત કો નિરૂપણ જો કરે હે इनको खंडन तो वेद के बल सु ही हो जाए है सासु सासु जुदो खंडन करवे को प्रयोजन नहीं है ऐसे अभिप्राय सु वेद के सिद्धांत रूप स्व सिद्धांत को निरूपण करत है હમ એટલે હવે મહાપ્રભુજી અહીંયા જે મત બતાવે એનું વેદથી જ ખંડન કરી રહ્યા છે હા એટલે એમ કે આ જગતને જે જુદું જુદું બતાવ્યું એ એટલે વેદના થી જ એનું ખંડન થઈ જાય છે એટલે સ્વ સિદ્ધાંતનું અહીં નિરૂપણ કરી રહ્યા છે વેદના સિદ્ધાંતથી હમ તદેવૈવત પ્રકારેણ ભવતીતિ શ્રુતેર મતમ દ્વિરૂપમ ચાપી ગંગાવજ ગેયમ સા જલરૂપિણી મહાત્મય સંયુતા नृणाम सेवताम भुक्ति मुक्तिदा मर्यादा मार्ग विधिना तथा ब्रह्मापि बुद्धयताम हम्म। भावार्थ वो अक्षर ब्रह्म ही या जगत प्रकार होए है ये वेद को मत है और दो ही रूप वारो अक्षर ब्रह्म हूँ गंगा की तरह जान एक गंगा जल रूप है और दूसरी महात्मय संयुक्त तीर्थ रूप जो मर्यादा मार्ग की रीति सु सेवन करवे वाले मनुष्यन को भोग और मोक्ष देवे वाली है ऐसे ही अक्षर બ્રહ્મ હું દોય પ્રકાર કો જના જાનનો એટલે અહીંયા અક્ષર બ્રહ્મ અને જગત એ વેદનો મત છે અને એ બે અક્ષર બ્રહ્મ અને જગત ને ગંગાની જેમ જાણવું એક ગંગા ગંગાજલ રૂપ છે અને બીજી મહાત્મય સંયુક્ત તીર્થ રૂપ છે એટલે મર્યાદા માર્ગની રીતિથી સેવન કરવા વાળા મનુષ્યને ભોગ અને મોક્ષ આપવા વાળી છે એવી જ રીતે અક્ષર બ્રહ્મ પણ બે પ્રકાર નું છે એવું જાણવું હા બરાબર છે હા બરાબર છે હવે ટીકા હા જાકો વેદ મેં जाको वेद में प्रतिपादन है सोई अक्षर ब्रह्म नाम रूपात्मक जगत के प्रकार सु होय है अर्थात प्रपंच भिन्न तो अक्षर ब्रह्म को स्वरूप ऊपर કહ્યો है સોહી અક્ષર બ્રહ્મ યા જગત કે રૂપ શું હોય है એટલે જેનું વેદમાં પ્રતિપાદન છે તે અક્ષર બ્રહ્મ નામ રૂપાત્મક જગત ને પ્રકાર જગતના પ્રકારથી હોય છે हाँ અર્થાત એટલે કે પ્રપંચ થી ભિન્ન જે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ કહ્યું છે તે જ અક્ષર બ્રહ્મ આ જગતના રૂપથી હોય છે हम्म जैसे गंगा जी के आधिभौतिक और आध्यात्मिक दो ही रूप है सामे जो वृष्टि सु बढ़े है और धूप सु घटे है તો જલરૂપ ગંગાજી કો આધિભૌતિક રૂપ છે એટલે જેવી રીતે ગંગાજીના ગંગાજીના અધિભૌતિક અને આધ્યાત્મિક બે રૂપ છે તેમાં વૃષ્ટિથી એ વધે છે અને ધૂપથી ઘટે છે તે જલરૂપ ગંગાજીનું આધિભૌતિક રૂપ છે એટલે આમાં ગંગાજીના ઉદાહરણથી કહી રહ્યા છે કે ગંગાજીનું જે જલરૂપ જલરૂપ છે તે ગંગાજી તે આધિભૌતિક રૂપ છે ઓર જો તીર્થ રૂપ હૈ जाके महात्मय को નિરૂપણ શાસ્ત્ર કરે છે અને જે તીર્થ રૂપ છે તેના મહાત્મયનું નિરૂપણ શાસ્ત્ર કરે છે તો ગંગાજી કો આધ્યાત્મિક રૂપ है તે ગંગાજીનું આધ્યાત્મિક રૂપ છે जो मर्यादा मार्ग के विधि सु सेवन करवे वाले को भोग और मोक्ष दे છે જે મર્યાદા માર્ગની વિધિથી સેવન કરવા વાળાને ભોગ અને મોક્ષ આપે છે હા એટલે અહીંયા ગંગાજીના ગંગાજીનું એક્ઝામ્પલ આપી રહ્યા છે કે ગંગાજીનું જે જલરૂપ છે એ અધિભૌતિક છે અને જે તીર્થરૂપ છે એટલે શાસ્ત્રની વિધિથી જે એનું સેવન કરે છે એ તીર્થમાં રહીને જે એનું શાસ્ત્રની વિધિથી સેવન કરે છે એને ભોગ અને મોક્ષ આપે છે ઇતને ગંગાજી કો તીર્થરૂપ જો આધ્યાત્મિક સ્વરૂપ હે તો હું ગંગા પ્રવાહ મે હી રહત હે એટલે ગંગાજીનું તીર્થરૂપ જે આધ્યાત્મિક સ્વરૂપ છે તે ગંગા પ્રવાહમાં જ રહે છે આ સમજ ના પડી આ લાઈન એટલે કે ગંગાજીનું જે તીર્થ સ્વરૂપ છે ત્રણ રૂપ કીધા એમાં તીર્થ સ્વરૂપ એવું છે કે જે છોડીને બીજે ક્યાંય પોસિબલ નથી મતલબ આપણે એમ કહીએ કે હું ગંગાજી નું પાણી ભરીને માંડવી લઈ આવી તો કે એના તટ થી પણ વારે તમે લઈ ગયા પાણી ને તો પછી એને ભલે આપણે ભાવના થી ગંગા સમજતા હોઈએ પણ જે તીર્થ નું ફલ મળે એ એ ગંગાજી ના પાણી સ્થાન માં જ છે એનાથી વારે નથી હા ગયો હા સાસુ પ્રવાહ મેં તે જલ ભરી કે દૂસરે દેશ મેં લે જાય તો જલ મેં તારતમ્ય નહીં હૈ जल तो वही है तथापि अन्यत्र वा जल के स्नानादिक्षु तीर्थ स्थानादिक को फल होय ऐसो कोऊ ગ્રંથ में દીખવે में નહીં આવે હે હમ. એટલે ગંગાના પ્રવાહમાંથી જે જલ આપણે ભરીને બીજા દેશમાં લઈ જઈએ તે જલમાં તારતમ્ય નથી જલ તો એ જ છે કે તથા તેમ છતાં અન્યત્ર વા જલના શાંતિ તીર્થ સ્નાનનું ફળ થાય છે તે કોઈ ગ્રંથમાં જોવામાં આવતું નથી યદિ વા જલસુ તીર્થ સ્નાનાદિકો ફલ હોતો હોય तो राजा और द्रव्यपति प्रभु तिनको वहां जावे को प्रयोजन ही નહીં રહેતો હોય એટલે હમણાં જે આપે કહ્યું ને કે તીર્થ તીર્થમાંથી આપણે ગંગાજી લઈ આવીએ તો એનું કઈ ફળ મળતું નથી એટલે એ એક્ઝામ્પલ થી બતાવ્યું કે રાજા કે કોઈ સામવાદી કે તમને ગંગાજીના નું ફળ જોઈતું હોય નથી મુક્તિ જોઈતી હોય કેવા કોઈ પણ મતલબ શાસ્ત્રીય ફળની ઈચ્છા હોય તો તમે હું એમ કહું કે ચલો મારાથી હરિદ્વાર જવાતું નથી પાણી ભરીને અહીંયા લઈ આવજો અહીંયા નહીં લઈશ તો મને ગંગાજી મુક્તિ આપશે તો એવું ન થાય ભાવનાથી ભલે આપણે ગંગાજી તો દરેક જગ્યાએ શક્ય છે પણ તીર્થરૂપતા એની જે છે એ તો એ સ્થાનમાં જ છે એને છોડીને નથી હા સાસુ પ્રવાહ મેં હિ તીર્થ સ્થાન ફલ લીખ્યો હે એટલે જ્યાં ગંગાજીનું તીર્થ રૂપ છે ત્યાં જ એનું ફલ લખ્યું છે સાસો તીર્થ રૂપ ગંગાજી જલ રૂપ થી ભિન્ન હે તેથી તીર્થ રૂપ ગંગાજી જલ રૂપ થી ભિન્ન છે वैसे અક્ષર ભ્રમ જગત રૂપ है और जगत तो भिन्न हु है ऐसे जान એટલે અક્ષર બ્રહ્મ જગતરૂપ છે અને જગતથી ભિન્ન પણ છે એવું જાણવું હા એટલે અહીંયા એ બતાવ્યું જગત અને અક્ષર બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ છે એ જગતરૂપ છે અને જગતથી ભિન્ન પણ છે એવું સમજવું એટલે ગંગાજીના થી સમજાવ્યું આ હા બોલો આમાં કઈ પૂછવું છે કોઈને રાજા દનતરાણા હા બોલો હા અહીંયા આપણે ઉપર ઉત્થાનિકામાં કીધું છે ને કે વેદ કે સિદ્ધાંત રૂપ સ્વસિદ્ધાંત કો નિરૂપણ કયો તો એટલે કે મને એવી સમજણ પડે છે કે મેં પૂછ્યું કે એટલે વેદમાં જે ભક્તિ માર્ગનું નિરૂપણ કર્યું છે એને મહાપ્રભુજી અહીંયા સિદ્ધાંત કરીને કીધું છે એવું સમજવાનું નહીં એવું નહીં જગતના વિષયમાં આગળ જે વાત આવી ને કે ભાઈ જગત કોણે બનાવ્યું છે શેમાંથી બન્યું છે એ વિષયમાં એટલા બધા લોકોના આપણે મત જોયા તો એમાં મહાપ્રભુજીએ એ વાતની અહીંયા કીધી કે વેદમાં એવું લખ્યું છે કે અક્ષર બ્રહ્મે જગતને બનાવ્યું છે ને મારું પણ એ જ મત છે તો એ રીતે વેદનો જે મત છે એને જ મહાપ્રભુજીએ પોતાના સ્વસિદ્ધાંત તરીકે અહીંયા સ્થાપિત કર્યું છે આ વિષયમાં મતલબ આ જે શ્લોકમાં મહાપ્રભુજી એમ નથી કીધું કે આ મારું મત છે મહાપ્રભુજી એમ કીધું કે તદેવ પ્રકારેણ ભવતી શ્રુતેર મતમ કે ભાઈ અક્ષર બ્રહ્મ જ જગતના રૂપમાં થાય છે આવું શ્રુતિનું મત છે એટલે કે વેદનું મત છે આના દ્વારા મહાપ્રભુજી શું કહેવા માંગે છે કે બીજા બધા વાદીઓ ભલે જે કહેતા હોય કે પણ જે મત વેદનું છે એ તો એ જ છે કે ભગવાન અક્ષરબ્રહ્મમાંથી આ જગત પેદા થયું છે અક્ષરબ્રહ્મમાંથી આ જગત પેદા થાય છે નહીં કે માયામાંથી કે પરમાણુમાંથી કે ગમે એમાંથી ને મહાપ્રભુજી જ્યારે એમ કે છે કે આ વેદનું મત છે તો એનો મતલબ મહાપ્રભુજી એ કહેવા માંગે છે કે મારું પણ આ જ મત છે મારા મતને વેદથી અલગ માનવું કે નવો મત માનવાની જરૂર નથી જે વેદમાં કીધું છે એ જ મારો મત છે એ રીતે અહીંયા સમજવાનું છે અને બીજું કે આમાં જે ગંગાજી ગંગાજીનું જળનું ઉદાહરણ આપ્યું છે કે ગંગાજી નું જળ આપણે થી દૂર લઈ જઈએ છીએ તો એનું કોઈ મહાત્મ્ય નથી આમ હા આપણે એવી એટલે કે આપણે વૈષ્ણવ બધા યમુનાજીનું જલ આપણે ઘરે લઈ આવીએ છીએ પછી આપણે એને કેવી રીતે સમજવાનું એમ કે યમુનાજીનું મહાત્મ્ય રે એ જલમાં કે ના રે કે એમ આ વાત એના માટે છે કે જેને એના દ્વારા કોઈ લૌકિક કે પારલૌકિક ફલની ઈચ્છા રાખતા હોય કે જે રીતે ગંગાજીના સ્નાન સ્નાનનું ફલ જોઈતું હોય મુક્તિ જોઈતી હોય એમ તેમ પણ જે વ્યક્તિને આ ચીજોથી મતલબ નથી તો ભાવનાથી તો જ્યાં આપણે પ્રેમ છે જ્યાં ભાવના છે ત્યાં યમના જે ગંગાજી પ્રકટ છે જલની પણ આપણને જરૂરત નથી પણ ચાલો જલ આપણે રાખીએ છીએ તો પણ જલ રાખી લઈએ ઘરમાં કે એને આપણે ઠાકોરજીની જારી માટે યુઝ પણ કરતા હોઈએ તો આપણા માટે તો ભાવનાથી સાદા મતલબ આપણા બોરિંગના પાણીમાં પણ યમુનાજીનું જલ છે ને યમના જલ ભરીને લાવો આપણને એમાં થોડું વધારે ફિલિંગ આવતી હોય તો ભલે લઈ આવીએ તો એ પણ એ જ ચીજ છે આપણા માટે કેમ કે ભાવના મુખ્ય છે અને ન આપણને એનાથી કોઈ લૌકિક કે વૈદિક ફલની ઈચ્છા છે તો એટલે આપણા માટે આ ક્રાઇટેરિયા નથી પણ જે વ્યક્તિને ગંગાના સ્નાન દ્વારા યમુનાના સ્નાન પાન દ્વારા ફલની ઈચ્છા હોય તો એ વ્યક્તિને આ વાતને સમજવી જોઈએ હા જે હલોથી પ્રશ્ન છે હા બોલો હા બોલો આમાં એમ બતાવવામાં આવ્યું આપણે જે ઉપર મત બતાવ્યા સાંખ્ય મત કે કર્મ માર્ગવાળા મત એ વેદથી ભિન્ન છે એ વેદમાંથી કીધે ભિન્ન પડે છે વેદમાં બતાવેલા છે કે પછી પ્રતિપાદન વેદમાં કરેલું છે એનું તો આવે જ છે આનું તો વેદથી ભિન્ન કેવી થાય છે વેદથી ભિન્ન એટલા માટે છે કે તમે જો બ્રહ્મ બ્રહ્માત્મક જગતને નથી માનતા કે જગતના દરેકે દરેક પદાર્થમાં બ્રહ્મ અનુસ્યુત છે એવું નથી માનતા તો એ મત વેદથી ભિન્ન છે એ રીતે શંકરાચાર્યજી જેમ કીધું કે માયામાંથી બનેલું છે તો એ પણ વેદ વિરુદ્ધ છે જે લોકો સાંખ્ય વગેરે કીધું કે પરમાણુથી બનેલું છે તો એ પણ ભિન્ન મત છે એ રીતે જે બુદ્ધ વગેરે કીધું કે એ લોકો તો ભગવાન બ્રહ્મને માનતા જ નથી આ બધા વેદ વિરોધી મત છે પણ મહાપ્રભુજી કહે છે કે અક્ષર બ્રહ્મમાંથી આખે આખું જગત બન્યું છે અને બધા નામ રૂપ અને કર્મને ધારણ કરવાવાળા બ્રહ્મ છે આ વાતને જો તમે સ્વીકાર કરો છો તો આ વેદનો મત છે એના સિવાયના બધા મત વેદ વિરુદ્ધ છે વેદનું મત શું આ વેદના જે ભિન્ન બતાવે છે એમાં બતાવેલું છે ક્યાં બતાવેલું છે એટલે વેદ જયારે એમ કે છે કે આ બધું બ્રહ્મ બન્યા છે મતલબ જયારે બ્રહ્મની ઉત્પત્તિનો પ્રકાર વગેરે જગતની ઉત્પત્તિના પ્રકારના વર્ણનમાં વેદ જયારે એમ કે છે કે આ બધું બ્રહ્મમાંથી પેદા થયું છે બ્રહ્મ જગતને બનાવે છે બ્રહ્મ આનું કારણ છે તો દરેક જગ્યાએ વેદ પોતાનામાં તમે રાખ્યું છે આ લોકોએ ભલે વેદના કોઈ કોઈક વાક્યોના આધારે પોતપોતાના મતને વિકસાવ્યા હોય પણ વેદના મૂળ તાત્પર્યને ન સમજવાને કારણે આવી ગડબડ એ લોકોએ કરી છે એ વાતને મહાપ્રભુજી કહે છે કે એટલે આ લોકોના મત જે છે વેદથી વિરુદ્ધ છે ને અક્ષર બ્રહ્મ આ જગતનું કરતા કારણ છે એ વાતને જો તમે અભિન્ન નિમિત્ત પ્રદાન કારણ છે આ વાતને જો તમે માનો છો તો આ જ વેદનો મત છે હેલો જયજી હા હા બેલા બોલું બરોડા થી એક પ્રશ્ન હતો હા બોલો અહીંયા જે અક્ષર બ્રહ્મ લખ્યું છે તે પ્રપંચ થી ભિન્ન છે એટલે જગત અને અક્ષર બ્રહ્મમાં ખાલી પ્રપંચના કારણે જ ભિન્નતા છે નહીં એવું નહીં અક્ષર બ્રહ્મ જે છે એમાંથી ભગવાને ધારણ કરેલું એક રૂપ અક્ષર બ્રહ્મ છે કે જે ભગવાન જગતને બનાવવા માટે ધારણ એટલે પ્રપંચ છે તે મને બરાબર સમજ નહીં પડી તમે એકવાર તમારા પ્રશ્નને થોડું વધારે ડિટેલમાં બોલો ને તો મને જરા સમજમાં આવે હા અહીંયા એવું લખ્યું છે બીજી જ લાઈનમાં અર્થાત પ્રપંચ શું ભિન્ન જો અક્ષર બ્રહ્મ કો સ્વરૂપ ઉપર કયો હૈ સો હિ અક્ષરબ્રહ્મ યા જગત કે રૂપ શું હોય હે એટલે અક્ષરબ્રહ્મ અને આ જે અત્યારે આપણું અત્યારે આપણું જે જગત છે એ બે બેમાં ખાલી ભિન્નતા પ્રપંચ એટલે આજે પાંચ જે પેલા છે મહાભૂતો એના લીધે એટલું જ ડિફરન્સ છે કે કંઈ બીજું પણ ખરું નહીં અહીંયા જે આ વાત સ્ટેટમેન્ટમાં જે વાત કીધી છે ને કે પ્રપંચ તે ભિન્ન જે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ ઉપર કહ્યું છે મતલબ કે ઉપર આપણે અક્ષર બ્રહ્મના બે સ્વરૂપ જોયા એકમાં એ કીધું કે જે આ આખા જગતના રૂપમાં પ્રકટ થયો છે અક્ષર બ્રહ્મ એ કે જેના માટે મહાપ્રભુજી જે શાસ્ત્ર પ્રકરણમાં કહે છે કે નમો ભગવતે તસ્મય કૃષ્ણ અદભુત કર્મણે રૂપ નામ વિભેદેન તો જે આ જગતના દરેક નામ રૂપ અને કર્મને ધારણ કરે છે એક અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે મતલબ કે બધું અક્ષર બ્રહ્મમાંથી પેદા થાય છે ને ભગવાનના સત અને ચેત ગુણધર્મ પોતે જગતના રૂપમાં ઉત્પન્ન થઈ જાય છે તો એક અક્ષરબ્રહ્મનું સ્વરૂપ એ છે કે જે આ જગત રૂપ થયું છે ને બીજું સ્વરૂપ એ છે કે જે ભગવાનના ધામ રૂપ છે તો અહીંયા એ વાત ને કીધી છે કે હવે તમે એમ કહો કે ધામ અલગ છે અને આ અક્ષરબ્રહ્મ અલગ છે તો એવું નથી બંને એક જ વ્યક્તિના બે રૂપ છે એવું સમજવું જોઈએ અચ્છા એમ કે જે ધામ બન્યું છે એ જ જગતના રૂપમાં પણ પેદા થાય છે અને જે જગતના રૂપમાં ઉત્પન્ન થયું છે એ જ ભગવાનનું ધામ પણ છે એમ અચ્છા ના એટલે નીચે છેલ્લી લાઈનમાં પણ એવું લખ્યું છે તાસુ તીર્થરૂપ ગંગાજી ચલરૂપ છે ભિન્ન હૈ એટલે આ જે ભિન્નતા છે ખાલી પ્રપંચની જે થોડી ભિન્નતા છે એટલું જ છે બાકી એનું એ જ છે એટલે આપણે જો આને એમ સમજો કે જેવી રીતે આપણે આપણી આસપાસ આખા જગતના પદાર્થોને જોઈએ છીએ આમાં આપણને એવી ફિલિંગ થાય છે કે બધું અક્ષર બ્રહ્મમાંથી બનેલું છે કે અક્ષર બ્રહ્મના બધા રૂપ છે એટલે એવું તો લાગતું નથી નથી લાગતું કેમ કેમ કે આપણે પુસ્તક ને પુસ્તક જોઈએ છે મોબાઈલ ને મોબાઈલ જોઈએ છે ટેલિફોન ને ટેલિફોન જોઈએ છે એની અંદર અક્ષર બ્રહ્મ છે કે બ્રહ્મ છે એ વાતને આપણે જોતા નથી તો એ રીતે આજે તમે હજી આને થોડું ડિટેલ કરો જો આગળના શ્લોકમાં આવશે તો પણ ઠીક છે અત્યારે તમે પૂછ્યું છે તો એ રીતે એક મિનિટ આમના પ્રશ્ન પ્રશ્નનું બોલ કહી દઉં હું હા તો એ આમાં જો સમજો ને એમ કે જેવી રીતે આપણે ગંગાજીના કિનારે જઈએ તો ફોર એક્ઝામ્પલ હરિદ્વાર ગયા ત્યાં આપણે કોના માટે જઈએ છીએ જે નદીને આપણે ત્યાં વહેતી ગંગા નદીને જોઈએ છીએ એના માટે તો આપણે ત્યાં ગયા છીએ બરોબર છે હવે તમે એમ કહો કે તીર્થ શું છે ત્યાં એટલે આપણે જે પાણીને જોઈ રહ્યા છીએ એના માટે આપણા મનમાં સાદા પાણી કરતા થોડું રિસ્પેક્ટ છે કે ચલો આ સાદું પાણી નથી આ તો ગંગાનું પાણી છે એમાં એવી શું ખાસિયત છે પાણી તો પાણી છે તમે સાયન્ટિફિકલી લેબોરેટરીમાં ચેક કરો તો એ પણ એચટીઓ છે એચ છે ને આપણા ઘરમાં જે પાણી હોય નર્મદાનું કેનાલનું આવતું હોય કે બોરિંગનું પાણી હોય કે જે હોય એ પણ એચ છે ફરક ત્યાં શું છે કે આપણી ફિલિંગનું આપણી ભાવનાનું અથવા શાસ્ત્રના મહાત્મ્યનું કે ભાઈ આપણા ઘરમાંથી જમીનમાંથી જે પાણી નીકળે છે એ સાદું પાણી છે ને આ પાણી જે છે ગંગાનું પાણી છે ફરક ક્યાં છે કે પાણી તો પાણી જ છે પણ એમાં તીર્થ રૂપતા શું છે કે શાસ્ત્ર નું મહાત્મ્ય એની સાથે જોડાયેલું છે કેમ કે શાસ્ત્ર એ પાણીને કંઈક વિશેષ માને છે આપણા ઘરના પાણીને નથી માનતા પણ એ જલને કંઈક વિશેષ માને છે કેમ માને છે કેમ કે ગંગાજી છે ને એની સાથે જોડાયેલી શાસ્ત્રની પૌરાણિક કેટલી કથાઓ છે બરાબર રીતે આપણને દેખાતું પાણી આપણી આંખો જે પાણીને જોય છે એ એ જ ગંગા છે ને એ જ તીર્થ પણ છે કોઈ ફરક નથી એની અંદર એ રીતે આપણે જે જગતને જોઈ રહ્યા છીએ એ એનો ડિફરન્સ એક એવો વ્યક્તિ કે જે આને બુક ને બુક જોયે છે ટેબલ ને ટેબલ જોયે છે મોબાઈલ ને મોબાઈલ જોયે છે ને એની સામે બીજો એવો વ્યક્તિ છે કે જે વ્યક્તિ ને જ્ઞાન છે આ બધી વાતનું કે બધું બ્રહ્મ બન્યા છે તો એક વ્યક્તિ એને બ્રહ્મનું રૂપ સમજી રહ્યો છે બંનેની નજરમાં ડિફરન્સ છે કે નથી હા સમજમાં આવી ટેબલ તો ટેબલ જ છે પણ હું આને ટેબલ માનું છું અને સામે વાળો વ્યક્તિ એને બ્રહ્મનું જડ અંશ માને છે તો બંનેની નજરમાં ફરક છે ને હા વે કોઈ ટુરિસ્ટ આવ્યું છે ચલો ક્રિશ્ચિયન છે મુસ્લિમ છે કે કોઈ બહાર બહારનો વ્યક્તિ આવ્યું છે કે જેને ગંગાજી નો મહાત્મ્ય ખબર નથી ને ગંગાજીમાં નાહવા જાય કે રિવરાફ્ટિંગ કરે કે વોટરની કોઈ પણ જાતની એક્ટિવિટી કરે તો એના માટે પાણી તો સાદું પાણી છે એની સામે એક હિન્દુ વ્યક્તિ ધાર્મિક શ્રદ્ધાથી જાય છે એના માટે ગંગાજીનું ધાર્મિક મતલબ થોડું પવિત્ર જલ છે કે જેની સાથે સામાન્યવત વ્યવહાર નહીં કરે પાણી તો પાણી છે જે નાહવા પડ્યો છે એના માટે પણ પાણી છે જે વ્યક્તિ શાસ્ત્રીય રીતે એમાં ડૂબકી દઈને સ્નાન કરવા ગયો છે એના માટે પણ પાણી છે પણ નજરમાં ડિફરન્સ છે વસ્તુ એક જ છે હા જય તો એ જ રીતે અક્ષર બ્રહ્મ નું એક રૂપ જગત બન્યું છે અને એક અક્ષર બ્રહ્મ છે આપણા માટે ટેબલ ટેબલ છે તો એ આપણી નજર થી ભૌતિક છે જે વ્યક્તિની ટેબલ ની અંદર પણ એવી નજર છે કે આ બ્રહ્મ એક રૂપ છે તો એની આધ્યાત્મિક દ્રષ્ટિ છે આધ્યાત્મિક આદિભૌતિક કે આદિદૈવિક એ ત્રણ અલગ અલગ વસ્તુ નથી વસ્તુ એક છે નજર ત્રણ છે હા હા સમજાઈ ગયું છે હજી આવેલા શ્લોકમાં આવશે તો પણ તમે પૂછ્યું છે તો આને એ રીતે સમજી લો કે જેમ ગંગાનું પાણી સાદું પાણી જેના માટે એ વોટર છે એચ છે સાદું વોટર છે એના હિસાબે એ આદિભૌતિક સ્વરૂપ છે ગંગાનું જેને આપણે આપણી આંખે જોઈએ છીએ બીજું સ્વરૂપ ગંગાજીનું એ છે કે જેની સાથે મતલબ સાદા વાણીની સાથે આપણી નજરમાં કે આપણી ફિલિંગમાં એક આધ્યાત્મિકતા જોડાય કે ચાલો આ તો એ જલ છે કે જે ઠાકોરજીના ચરણારવિંદનું છે કે હિમાલયમાંથી પ્રકટ થયું છે શિવજીની જટામાંથી ઉત્પન્ન થયું કે જેણે સગરના સંતાનોને મુક્તિ આપી આમ તેમ એની જેટલી પણ પૌરાણિક કથાઓ છે એ સંબંધી આપણી નજર હોય આપણું જ્ઞાન હોય તો એની તરફ આપણું રિસ્પેક્ટ વધી જાય કે ચાલો આ સાદું પાણી નથી એની સાથે સાદું વ્યવહાર આપણે નહીં કરીએ એને થોડો રિસ્પેક્ટ આપશું પાન કરશું એનો હાથ જોડશું એની સામે સાદા પાણીમાં સ્વિમિંગ પુલમાં નાહતા હોય એવી રીતે નહીં નાહીએ ડૂબકી દઈને શાંતિથી પવિત્રતાથી નાહશું વ્યવહાર પણ ચેન્જ થઈ જાય છે આ નજર આપણી ક્યાંથી આવે શાસ્ત્રને તમે જાણો છો તો આવે શાસ્ત્ર ને નથી જાણતા તો તમારી આ દ્રષ્ટિ નથી તો એનું આધ્યાત્મિક સ્વરૂપ છે એ જ જલનું આધ્યાત્મિક સ્વરૂપ છે અને ત્રીજું સ્વરૂપ જે છે એ આદિ દૈવિક સ્વરૂપ છે કે જે કોઈ વ્યક્તિ ત્યાં ભક્ત જાય તો એમાં એ ગંગા દેવીને જુએ છે કે આ તો એ દેવી છે કે જેવી રીતે ભક્તનું ચરિત્ર આવે છે કે જે યમુનાજીમાં પગ નહીં રાખતા કેમ કેમ કે આપણા માટે ભલે જલ હોય પણ એમની દ્રષ્ટિમાં એ ભક્તની દ્રષ્ટિમાં એ સાક્ષાત યમુનાજીનું સ્વરૂપ છે તેની અંદર એ ચાલતા નહીં સ્નાન કરવા માટે ઘૂસતા નહીં જેવી રીતે આપણે લોકો સ્નાન કરીએ તેવી રીતે ભક્ત નહીં જતા કેમ કે એમની ફિલિંગ જલની નથી એમને એમ હતું કે આ તો સાક્ષાત યમુનાજીનું સ્વરૂપ છે આમાં કેવી રીતે પગ રખાય આપણે ત્યાં પણ નિયમ તો છે કે કોઈ પણ સમુદ્રમાં જાઓ નદીમાં જાઓ તે નદીની આજ્ઞા લઈને અને પછી સ્નાન કરવા માટે જવું જોઈએ સ્વિમિંગ પુલમાં આપણે નાવા કૂદી જઈએ એવી રીતે ત્યાં એમાં કૂદવું ન જોઈએ તો આ જાતનો શિષ્ટાચાર તો આપણે પણ છે પણ આપણી આદિદૈવિક નજર નથી હોતી ફોર્મલી આપણે એની સાથે જાતનો વ્યવહાર કરી દઈએ છીએ તો જલ એનું ઈ છે પણ ડિફરન્સ ઈ છે કે આ રીતે એના ત્રણ સ્વરૂપ છે એક પાણી છે કે જે આપણે આપણી આંખોથી જોઈએ છીએ એક એનું પવિત્ર તીર્થ રૂપ છે કે જેને આપણે શાસ્ત્રોની નજરથી સમજીએ છીએ અને ત્રીજું એનું એક આધિદૈવિક દેવીનું કે દેવતાનું સ્વરૂપ છે કે જે પ્રેમથી કે ભક્તિથી આપણે એની ફિલિંગ કરીએ છીએ સેમ વે જગત જે છે એ બ્રહ્મનું આદિ ભૌતિક સ્વરૂપ છે જેને તમે પણ જુઓ છો હું પણ જોઉં છું દુનિયાના બધા લોકો આપણી નજરોથી આપણે જોઈએ છીએ એનું એક આધ્યાત્મિક સ્વરૂપ છે જેને અક્ષર બ્રહ્મ કહીએ છીએ કે જેનું કોઈક મહાત્મ્ય છે ઇમ્પોર્ટન્સ છે જે શાસ્ત્ર બતાવે છે કે જેની ઉપાસનાથી મુક્તિ મળે છે ને એનું એક આદિદૈવિક સ્વરૂપ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે જેને આપણે ભક્તિ દ્વારા પ્રાપ્ત કરીએ છીએ આ રીતે ત્રણ સ્વરૂપ છે એકને આપણે આપણી આંખો દ્વારા આપણને પ્રાપ્ત થાય છે રૂપ બીજું સ્વરૂપ શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય છે અને ત્રીજું સ્વરૂપ જે છે એ કેવલ પ્રેમ અને ભક્તિ દ્વારા મળે બરાબર છે સમજાઈ ગયું બરાબર હા હેલો જે હા બોલો મનીષભાઈ હવે પે- પહેલા પેરેગ્રાફમાં લખ્યું છે कि दूसरी महात्मा संयुक्त तीर्थ रूप जो मर्यादा मार्ग की रीति से सेवन करने वाले मनुष्य को भूख और मोक्ष देने वाली है ऐसे हूँ अक्षर બ્રહ્મ હું દો પ્રકાર કો જાણનો એટલે અક્ષર બ્રહ્મમાં પણ મોક્ષ ને ભોગ આપે હા બોલો કોણ બોલતું હતું એનો મતલબ એ કે જે રીતે ગંગાજી છે ભોગ ને મોક્ષ આપે છે શાસ્ત્ર બ્રહ્મ પણ ભોગ અને મોક્ષ આપે અક્ષર એ અર્થમાં અહીંયા યુઝ નથી થયું કમ્પેરિઝન કરી છે કે જેવી રીતે બ્રહ્મનું એક આધ્યાત્મિક સ્વરૂપ છે એની સામે જગતનો એક આધ્યાત્મ મતલબ એ જગતની કમ્પેરિઝનમાં એ વાતને અહીંયા સમજાવવામાં આવી છે એ અર્થમાં અહીંયા નથી સમજવાનો કે જેવી રીતે ગંગાજી ભોગ મોક્ષ આપે એવી રીતે અક્ષરોમાં ભોગ મોક્ષ આપે એ રીતનું કમ્પેરિઝન નથી ફલના હિસાબે કમ્પેરિઝન છે શાસ્ત્રના આધ્યાત્મિક સ્વરૂપના વર્ણનના હિસાબે જેવી રીતે આંખો દ્વારા આપણને કોઈ રૂપ મળી જાય એવી રીતે આ સ્વરૂપ આંખો દ્વારા મળતું નથી પણ શાસ્ત્ર દ્વારા એને સમજી શકાય છે જેવી રીતે ગંગાજીના તીર્થ રૂપને આંખોથી તીર્થ નથી દેખાતું શાસ્ત્ર દ્વારા સમજાય છે એવી રીતે જેવી રીતે ગંગાજીનું તીર્થ રૂપ છે એવી રીતે જગતનું અક્ષર બ્રહ્મ એક આધ્યાત્મિક સ્વરૂપ છે એવી રીતે અહીંયા કમ્પેરિઝન છે બરાબર છે સમજે પડી હા મુક્તિ તો આપે છે ભોગ નથી આપતો હવે જે હાલોલ લે છે શ્લોક આઠમો શ્લોક આમાં કોઈને કોઈ શંકા છે ના જે ઠીક છે કરો આગળનો શ્લોક હાલોલ રાજુ ભાઈ બોલી જાય હા तत्रेव देवता मूर्ति भक्तिया या दृश्यते क्वचित् गङ्गायां च विशेषण प्रवाह प्रवाहभेदबुद्धये प्रत्यक्ष सर्वेषां सर्वेशा स्यात् सया जले विहिताच्य फलात् तत् हि प्रतीत्यापि बात वाद तीर्थरूप और जलरूप गंगा में ही जो देवता रूप गंगा की मूर्ति है सो गंगा भक्ति के उत्कर्ष और विशेष तरीके जातु प्रवाह और मूर्ति में अभेद बुद्धि હોય વા ભક્ત કોઈ કોઈ સમય ગંગામાં દીખે હે આ તીર્થ સ્વરૂપ તીર્થરૂપ અને જલરૂપ ગંગામાં જે દેવતા સ્વરૂપ ગંગાની મૂર્તિ છે એ ગંગા ભક્તિના અ, ઉત્કર્ષ માટે અ- અને વિશેષ કરીને આ પ્રવાહ અને મૂર્તિમાં અભેદ બુદ્ધિ થાય તે ભક્તને કોઈ સમય ગંગામાં દેખાય છે હમ वो देव मूर्ति गंगा सबन को प्रत्यक्ष नहीं दिखे है आ देव मूर्ति गंगा बधाने प्रत्यक्ष दिखाती नहीं वा गंगा सुही जल में स्नान आचमन आदि उत्तम कार्य करनो सिद्ध હોય છે આ ગંગામાં જ ના જલમાં સ્નાન આચમન આદि બધા જ કાર્ય ઉત્તમ કરવાના કરે છે કારણ કે જો जल शास्त्र में कहे फल को देवेशु और महात्मा के विश्वासु हो अन्य जल की उपेक्षा उत्तम समझो जाए શાસ્ત્રમાં કહે એ એ ફલ આપવાવાળા અને મહાત્મા અને મહાત્માના વિશ્વાસથી અન્ય જલ કરતા તે ઉત્તમ જલ છે हम्म टीका ऊपर गंगा जी को जो अधिभौतिक और आध्यात्मिक रूप कहो सामे ही देवता और गंगा जी भिन्न है सो मूर्ति रूप है ઉપર ગંગાની જે અધિભૌતિક એટલે કે જે ગંગાજીનું જળ વહી રહ્યું છે અને આધ્યાત્મિક એટલે તેનું તીર્થરૂપ જે છે તે જે કહ્યું છે દેવતારૂપ ગંગાજી ભિન્ન છે એટલે મૂર્તિ રૂપ છે इतने भीष्म पितामह की माता जो भई थी और भगीरथ राजा को जाको दर्शन भयो હતો सो गंगा जी की अधिदेव मूर्ति है એટલે ગંગ- ભીષ્મ પિતામહની જે માતા જે ગંગાજી હતી અને ભગીરથ રાજાને જે દર્શન થયું હતું આપ્યું હતું એ ગંગાજીની મૂર્તિ આદિમૂર્તિ મૂર્તિ છે हाँ तो गंगा जी को स्वरूप भक्ति करके गंगा द्वार प्रभुति फल में अथवा भक्ति की अधिक वृद्धि हो तब गृहादिक में हूँ दिखे में आवत है सो देवता रूप गंगा जी प्रभाव से भिन्न नहीं है ऐसी जाति बुद्धि है जो गंगा जी નું સ્વરૂપ ભક્તિ કરવાથી ગંગા દ્વાર પ્રકૃતિ એટલે ગંગાજીના સ્થળમાં અથવા ભક્તિનું અધિપત્ય ત્યાં વધે ત્યાં ગ- ઘરમાં જ દેખવામાં આવે છે તે દેવતાઓ ગંગાજી પ્રવાહથી ભિન્ન નથી એવી બુદ્ધિ થાય છે એવી બુદ્ધિ છે કાકો પ્રવાહ में ही देवता रूप गंगा जी प्रत्यक्ष हुआ है તેથી પ્રવાહમાં જ ગં- દેવતા રૂપ ગંગાજી પ્રત્યક્ષ છે का तरीके ऐसे अवैध बुद्धि वाले को निषिद्ध नहीं ऐसो बहुत व्यवहार वा जल में है તેથી જે અભેદ બુદ્ધિ વાળા એ એ ગંગાજીમાં વ્યવહાર એવો કરવો નહીં નિષેધ વ્યવહાર નહીં નિષેધ વ્યવહાર નહીં કરવો हम्म ऐसे ही जगत में ही भगवान के स्वरूप तथा भगवत भक्त में विशेष में जब હોય तब ये भगवान से भिन्न नहीं है એવી જ રીતે જગતમાં ભગવાનના સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ એટલે અથવા ભગવત ભક્તમાં જેનો વધારે સ્નેહ હોય વિશેષ સ્નેહ હોય એને પણ એ ભગવાનથી ભિન્ન નથી એવી બુદ્ધિ નહીં કરવી હા તાકેલી બુદ્ધિ વહી હોય તાકેલી ભગવાન પ્રકટ હોય જેમની એવી બુદ્ધિ સારી થઈ હોય તેમના માટે भगवान प्रकट થાય છે तब अपने इच्छित प्रभु को ये स्थान है ऐसो ज्ञान હોય तब सर्वस्थल में भगवत भाव स्फुरमाय સ્ફુરાયમાન હોય ત્યારે જ્યારે પોતાના ઈચ્છિત પ્રભુમાં જે સ્થાન છે એવું જ્ઞાન જ્યારે થાય ને ત્યારે બધા સ્થળમાં ભગવત ભાવ છે એવું એવું દેખાય છે इतने कैसी भक्ति करी के गंगा जी को दर्शन भयो का पीछे स्वर्ग और मोक्ष रूप फल शास्त्र में कहे हैं હા ઇતને એટલે જે રીતે જેને ભક્તિ કરી છે એમાં ગંગાજીના જે રીતે દર્શન થયા છે તે પછી સ્વર્ગ અને મોક્ષ રૂપ ફલ શાસ્ત્રોમાં કહેલા આવે છે સાસુ હું और પ્રતિતિ કરવે હું પ્રવાહ રૂપ દર્શન વાકો વિશેષ જાણીને આવતે તે કરીને અને પ્રતિતિ કરવાથી જ પ્રવાહ રૂપનું દર્શન તેનામાં વિશેષ રીતે જાણવામાં આવે છે હા ऐसे जगत में भगवान को साक्षात्कार साक्षात्कार भय पीछे જ્ઞાની કો ફલ મોક્ષ છે તે આ જગતમાં જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે પછી તેને એ જ્ઞાનીને ફલ મોક્ષ થાય છે सासु ही जगत में सर्वत्र भगवान को ये अधिष्ठान है ऐसो જ્ઞાન વિશે છે તેથી જગતમાં બધે જ ભગવાનનું ભગવાન છે એવું વિશેષ જ્ઞાન થાય છે એવું જાણવામાં આવે છે સબ સર્વત્ર અનિશ્ચિત ઈચ્છાનો હોય ત્યારે બધી જગ્યા પર જે નિષેધ નથી તે નિશ્ચિત ઈચ્છાનો ભૂલ વ્યવહાર થાય છે એટલે આમાં ગંગાજીનું અધિભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે ગંગાજી દેવતારૂપ ગંગાજી ભિન્ન છે પણ એ મૂર્તિ સ્વરૂપ છે એમ કહેવામાં આવ્યું છે ગંગાજી ગંગાજીનું જે જળ છે તે આધિભૌતિક છે તેમાં તેનું જે સ્થળ છે એટલે જે સ્થળનું વર્ણન કરવામાં આવેલું છે એ આધિભૌતિક છે એનું મહાત્મ્ય આધિ આધ્યાત્મિક છે તેનું મહાત્મ્ય મુજબ બતાવવામાં આવેલું છે અને તે સ્વરૂપ છે અને જે ગંગાજી સાક્ષાત પ્રગટ થાય છે એ અધિદૈવિક છે એ રીતનું સ્વરૂપ બતાવવામાં આવેલું છે हा વિષયમાં એમ તો આગળના શ્લોકના વિષયમાં બતાવી દીધું હતું તો પણ ફરી એકવાર આ રીતે અહીંયા ત્રણ સ્વરૂપને પાછા સમજાવ્યા છે આગળમાં ભૌતિક સમજાવ્યું છે આધ્યાત્મિક અને આદિ ને સમજાવ્યું છે કે એક તો તીર્થ રૂપ છે જે આધ્યાત્મિક સ્વરૂપ છે જે ભગીરથને અને વિષ્ણુ પિતામાં વગેરેને જેના દર્શન થતા હતા ગંગાજીનું આદિદૈવિક સ્વરૂપ એક દેવીનું રૂપ છે અહીંયા આવીને પ્રાપ્તિનો ઉપાય વગેરે બતાવ્યો છે કે એટલે ગંગાજીનું સ્વરૂપ ભક્તિ કરીને ગંગા દ્વાર પ્રવૃત્તિ સ્થળ મતલબ કે જ્યાં ગંગાજીને તીર્થરૂપ મનાયા હોય જેવી રીતે હરિદ્વાર છે કે અહીંયા માં હોય કે ગંગાસાગરમાં હોય ગંગોત્રીમાં હોય ઋષિકેશમાં હોય તો જ્યાં જ્યાં એ તીર્થનું મહાત્મ્ય છે ગંગાજીના એ તટનું સ્થાનનું મહાત્મ્ય છે જેવી રીતે કાનપુરમાં પણ ગંગાજી છે પણ એને તીર્થ ના મનાય જ્યાં શાસ્ત્રીય મહાત્મ્ય હોય ત્યાં તીર્થ મનાય એ બધા સ્થળોમાં ગંગાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે અને જે વ્યક્તિ એ દેવીની ભક્તિ કરે પ્રેમ કરે દેવીથી એ વ્યક્તિને ગ્રહા દિક મેં હું દિખવે મેં આવત હે મતલબ કે જેને પ્રેમ છે જેને ભક્તિ છે એને દરેક જગ્યાએ પ્રકટ છે તીર્થ રૂપતા એટલે આધ્યાત્મિક રૂપતા એની પ્લેસ બાઉન્ડ છે મતલબ કે સ્થાનમાં એની તીર્થરૂપતા છે પણ કોઈ વ્યક્તિને દેવીથી પ્રેમ હોય ભક્તિ કરતો હોય તો ઘરમાં પણ એ ગંગાજીનું પ્રાકટ્ય થાય છે એટલે દેવતારો ગંગાજી જે છે પ્રવાહથી ભિન્ન નથી એવી જેની બુદ્ધિ છે એમ એના માટે પ્રવાહમાં પણ દેવતારો ગંગાજી પ્રત્યક્ષ હોય છે જેવી રીતે મેં એ વાતને કીધી કે ભક્તને યમુનાજીના જલમાં પણ એવી ફિલિંગ હતી કે તો સાક્ષાત એમના જેનું સ્વરૂપ છે તો આમાં પગ ના રખાય તો જલમાં પણ એના માટે તો દેવી પ્રકટ જ છે જે વ્યક્તિ માટે દરેક જગ્યાએ ગંગાજીનો ભક્ત છે જેને ગંગાજીથી પ્રેમ છે જેવી રીતે આપણા ઘરમાં ઠાકોરજીની મૂર્તિ છે કોઈકના માટે પથ્થર હોય પણ આપણા માટે તો એ સાક્ષાત ઠાકોરજી છે ભલે ભૌતિક છે તો પણ ઠાકોરજી છે કેમ કે આપણી એની અંદર એ જાતની ફિલિંગ છે તો એ વ્યક્તિ માટે તો એ જલમાં પણ ગંગા દેવી જ છે તો ભક્તની એ દ્રષ્ટિ છે એવી રીતે જગતમાં પણ ભગવાનનું સ્વરૂપ અને ભગવત ભક્તને જેને ભગવાનથી વિશેષ સ્નેહ હોય તો એના માટે જગતના દરેક પદાર્થમાં મોબાઈલ હોય ટેલિફોન હોય ટેબલ હોય ગાય ભેંસ કૂતરો કોઈ બી હોય માણસ હોય તો દરેકમાં એના માટે એ દ્રષ્ટિ છે કે ભગવાનથી અલગ નથી બધું ભગવાન જ બન્યા છે આવી જાની બુદ્ધિ થઈ ગઈ હોય જેને અભેદ બુદ્ધિ કીધું કે જે વ્યક્તિ માટે ભૌતિક આધ્યાત્મિક અને આદિદૈવિક ત્રણ દ્રષ્ટિ આપણે અલગ માનીએ છીએ પણ એના માટે બધું એક જ હોય કે જગત જ અક્ષર બ્રહ્મ છે આ જ પરબ્રહ્મ નું સ્વરૂપ છે કે આ તો જલ જ ગંગા દેવી છે કે જેમાં એ પગ પણ નહીં રાખતા એટલી જેની ઉચ્ચ ફિલિંગ છે જેના માટે બધું બ્રહ્મ છે બધું જે ભગવાન જ છે એની સામે ઠાકોરજી પ્રકટ થાય છે અને ત્યારે એને ઈચ્છિત પ્રભુનું જે સ્થાન છે એનું જ્ઞાન થાય અને બધા સ્થળમાં એનું ભગવત ભાન સ્ફુરિત થાય કે ભાઈ આ તો બધી જગ્યાએ પ્રભુ બિરાજે જ છે દુનિયાના દરેક પદાર્થમાં ઠાકોરજીનો વાસ છે તો એ રીતે અહીંયા સમજવું જોઈએ કે એ પેલું જે ભૌતિક સ્વરૂપ છે એની પ્રતીતિ આપણી આંખોથી થઈ જાય છે શરીર દ્વારા થઈ જાય ઇન્દ્રિયો દ્વારા આધ્યાત્મિક સ્વરૂપની પ્રતીતિ ઇન્દ્રિયો દ્વારા નથી થતી શાસ્ત્રની જ્ઞાન દ્વારા થાય છે આદિદૈવિક સ્વરૂપને કેવલ અને કેવલ ભક્તિ અને પ્રેમથી પ્રાપ્ત કરી શકાય છે એના સિવાય બીજા કોઈ સાધન દ્વારા આદિદૈવિક સ્વરૂપને પ્રાપ્ત કરી શકાતું નથી આમાં જેમ કીધું કે એવી રીતે ભગવાન જગતમાં ભગવાનનો સાક્ષાત્કાર થયા પછી જ્ઞાનીને ફલ મોક્ષ મળે છે અને એના માટે જગતનો દરેક પદાર્થ ભગવાનનું ધામ છે ભગવાનનું રૂપ છે ભગવાન દરેકે દરેક પદાર્થની અંદર પ્રેઝન્ટ છે એ જાતની એની ફિલિંગ થઈ જાય છે ત્યારે એ બધું જગ્યાએ પોતાની ઈચ્છા પ્રમાણે બિહેવ કરે છે કે એના માટે પછી કોઈ ધર્મનું કે અધર્મનું પાપનું પુણ્યનું કે પવિત્રતાનો અપવિત્રતાનો એવું કોઈ કે રાઇટેરિયા રહી જતું નથી એના માટે બધું રૂપ બની જાય છે જેવી રીતે એક્ઝામ્પલ આમ કે આસ્કરણ રાજાનો એક્ઝામ્પલ છે આસ્કરણ રાજાને ઠાકોરજીની અંદર માનસી સિદ્ધ હતી તો એ આવતા તો ગોસાઈજી ઠાકોરજીના ભોગ આવ્યા તો પણ કહેતા કે આસ્કરણ રાજાને ભોજન કરાવી દો અને આસ્કરણ રાજા ઠાકોરજીને પહેલા પણ ભોજન કરી લેતા તો ઠાકોરજી એમ કહેતા કે આજે તો હું બે વખત રાજભોગ આરોગ્યો છું કેમ કે આસ્કરણ રાજા ની એટલી બધી ઠાકોરજીની અંદર ચિત્તની પ્રવણતા હતી કે એ પોતાને ઠાકોરજીથી અલગ નહીં માનતા ગોસાઈજી માટે પણ આસ્કરણ રાજા ઠાકોરજીથી અલગ નહીં હતા અને ઠાકોરજી પોતે એવી આજ્ઞા કરે છે કે આજે તો હું બે બે વખત રાજભોગ રોગ્યો છું તો ગોસાઈજી ક્યારે પણ આસ્કરણ રાજાને વેઇટ નહીં કરાવતા ઠાકોરજીના ભોગ આવે તો પણ નાસ્કરણ રાજાને ભોજન કરાવી દેતા તો એમના માટે ત્યાં સમર્પિતનું અસમર્પિતનું જેવું આપણા માટે નિયમ છે એ જાતના ક્રાઇટેરિયા એમના માટે બચી જતા નથી કે શું પવિત્ર શું અપવિત્ર શું ધર્મ શું અધર્મ શું સાચું શું ખોટું શું સારું શું ખરાબ એમના માટે કોઈ ફરક નથી દુનિયાનો દરેક પદાર્થ એ પોતે બ્રહ્મની ફિલિંગ કરે છે ઠાકુરજી પણ એની સાથે એટલી જાતની ચિત્તની કૃષ્ણ પ્રવણતા હોવાને કારણે પ્રભુ પણ એની સાથે એ લેવલના જોડાયેલા છે કે પોતાને ઠાકોરજીથી અલગ નથી માનતા એક જ માને છે તો એ વાત અહીંયા મુખ્ય સમજવાની છે કે એ વ્યક્તિ જેને બ્રહ્મભાવ સિદ્ધ છે જેને આખી દુનિયાના દરેક પદાર્થમાં એ ઠાકોરજીને જુએ છે જાણે છે સમજે છે એ વ્યક્તિ માટે કોઈ પણ જાતનો વ્યવહાર નિષિદ્ધ નથી જે કરે બધું અલાઉડ જ છે હેલો રાજા હા બોલો હા આમાં જે ભાવાર્થમાં બીજી લીટી છે કે ભક્તિના ઉત્કર્ષ હોવાથી અને વિશેષ કરીને જેને પ્રવાહ અને મૂર્તિમાં અભેદ હોય વા ભક્તો કોઈ સમય ગંગા મેં દીખે એટલે કોઈ સમય આમાં અભેદ બુદ્ધિ થઈ ગયા પછી કોઈ સમય ગંગામાં જવું એટલે આમાં બે બેમાં નથી ખબર પડતી કોઈ સમય માં જવું એમ નહીં હંમેશા એની બુદ્ધિ એની અંદર ભગવાનની જ છે એ દેવી ની જ છે દેવીના દર્શન એને એને થાય એવું હા એવું જે રીતે મેં તમને વાત ને કીધી ને કે જેવી રીતે જે વ્યક્તિ માટે જેમ ભક્તની મેં વાત કરી કે યમુનાજીમાં કેમ પગ નહીં રાખતા કેમ કે એમના માટે એ ફિલિંગ હતી કે પાણી અને દેવી અલગ નથી આ તો એનું જ રૂપ છે જેવી રીતે આપણા ઘરમાં ઠાકોરજીની સ્વરૂપ વિરાજે છે ચલો ભલે હાલતા ફરતા નથી કે જાતનો વ્યવહાર આપણી સામે નથી કરતા પણ આપણા માટે તો એ ઠાકોરજી છે કૃષ્ણ પોતે છે આપણે એનામાં મૂર્તિની ભાવના થોડી છે એ રીતે કે હંમેશા એમની ફિલિંગ એની અંદર દેવીની છે થયું રાજા હા હા બીજા કોઈને કઈ પૂછવું છે આમાં તો આ રીતે અહિયાં છે ને ભગવાન મતલબ સોરી ભૌતિક આધ્યાત્મિક અને આદિદૈવિક બ્રહ્મના જે ત્રણ સ્વરૂપ છે એને ગંગાજીના ત્રણ સ્વરૂપના મતલબ એક્ઝામ્પલ દ્વારા મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું છે કે જેવી રીતે ગંગાનું જલ રૂપ છે એવી રીતે આ જગત છે જેવી રીતે ગંગાની તીર્થ રૂપતા છે એવી રીતે અક્ષર બ્રહ્મ છે અને જેવી રીતે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ આદિદૈવિક સ્વરૂપ છે એવી રીતે ગંગા દેવી છે ને ખાસ એ વાત કે પ્રાપ્તિનો ઉપાય મહાપ્રભુજી અહીંયા ઇન્ડાયરેક્ટલી બતાડી રહ્યા છે કે જેવી રીતે ગંગાનું ભૌતિક સ્વરૂપ છે એને આપણે આપણી આંખો દ્વારા પ્રાપ્ત કરીએ આધ્યાત્મિક સ્વરૂપ તીર્થ રૂપને શાસ્ત્ર દ્વારા સમજીએ અને દેવીને કેવલ ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે બીજી કોઈ રીતે નહીં જે રીતે ભગવાન ગીતાજીમાં પણ આજ્ઞા કરે છે કે જ્ઞાન યોગી હોય કર્મયોગી હોય કોઈ પણ હોય પણ કેવલ અને કેવલ અનન્ય ભક્તિ દ્વારા જ મને પ્રાપ્ત કરાય છે એનું મતલબ શું કે ભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપને તો તમે શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત કરી શકો છો પણ આદિદૈવિક સ્વરૂપને ભક્તિ સિવાય બીજા કોઈ પણ સાધન દ્વારા પ્રાપ્ત કરી શકાતું નથી એ વાતને બહુ બહાર દઈને મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે જેવી રીતે ભીષ્મ પિતામહને ગંગાજીની અંદર એવી ફિલિંગ હતી કે મારી માં છે સેમ ભગીરથ રાજાને ગંગાજીની ભક્તિ કરી છે એમણે તો એટલું બધું ડેડિકેશન એટલું પ્રેમ ગંગાજીની અંદર છે એટલી ભક્તિ છે એમની અંદર એના કારણે એમના માટે એ દેવી ત્યાં પ્રકટ છે એ વાતને મુખ્ય અહીંયા સમજવું જોઈએ એને મહાપ્રભુએ સમજાવ્યું કે એટલે પરબ્રહ્મ શ્રી કૃષ્ણની પ્રાપ્તિનો ઉપાય બીજો કોઈ નથી કેવલ અને કેવલ અનન્ય ભક્તિ અને પ્રેમ છે અક્ષર બ્રહ્મ જેનો આધ્યાત્મિક સ્વરૂપ છે એને તો શાસ્ત્રીય ઉપાયો દ્વારા પ્રાપ્ત કરી શકાય પણ પરબ્રહ્મને કોઈ શાસ્ત્રીય ઉપાય પ્રાપ્ત કરાવી શકતા નથી કેવલ ભક્તિ દ્વારા અનન્યતા દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરી શકાય છે એ વાતને પણ અહીંયા ખાસ સમજવી જોઈએ અજય અજય રાજુભાઈ બોલો હા બોલો टीकामा लिखी है कि गंगा जी को जो अधिपोतिक आध्यात्मिक रूप कहो तामे ही देवता रूप ભિન્ન है એટલે ત્યાં જે દેવતા રૂપ હતા ગંગાજી બધા અલગ છે કે મૂર્તિ રૂપ છે અલગ છે કે રીતે આવે એમાં વાસ્તવમાં કયા જમા બોલો તમને શું લાગે છે મેં આટલી વાતમાં કદાચ એનો જવાબ તો આપી દીધો છે તો પણ હજી કન્ફ્યુઝન છે બીજા લોકોને શું લાગે છે આ વિષયમાં કોઈને કઈ કેવું છે હાલોલ થી વડોદરા થી હા જે એટલે અધિભૌતિક તરીકે ગંગાજી અને આધ્યાત્મિક તરીકેનું તીર્થ અને જે મૂર્તિ આપણે કીધું કે દેવતા રૂપ ગંગાજી ભિન્ન હે એ જે અધિદૈવિક સ્વરૂપ એમનું પણ જયારે રાજા તીર્થ અને જલ ની અંદર અભેદ શુદ્ધિ થશે ત્યારે એ દેવી પ્રકટ થશે એની અંદર હા બસ એવું એટલે દેવતા રૂપ જે શંકાજી બતાવ્યો છે તે અલગ છે શાસ્ત્રમાં આ અલગ આવે છે પણ જયારે ગંગા જલ ની અંદર અને ગંગા તીર્થ ની અંદર બુદ્ધિ જોતો તો તમને દેવીના દર્શન થશે જલ ની અંદર ગંગા જલ ની અંદર જ ગંગા દેવીના દર્શન થશે એવી થશે મૂર્તિ ઉત્પન્ન થતા મૂર્તિ મૂર્તિમાંથી દેવી આપણને કન્વર્ટ કરી આપણે જેને ઠાકોરજી બધા એમ જોઈએ તો એમ મૂર્તિ પણ આપણે ભક્તિથી અને આપણા પ્રેમ લક્ષણ ભક્તિ જે કે એ રીતે જ આપણે એને પછી દેવી રૂપે આપણે આ બાજુ દેવી રૂપે કરીશું આ બધું આપણે ઠાકોરજી રૂપે માનીશું એક જ છે દ્રષ્ટિ અલગ છે જે છે એવું કહેવાય કે આદિ અને આધ્યાત્મિક જે એમનું સ્વરૂપ છે તે જલ સ્વરૂપ પ્રવાહ સ્વરૂપ છે અને જે એમનું દેવી સ્વરૂપ છે આજે દૈવિક સ્વરૂપ તે સાકાર સ્વરૂપ છે એવું કહેવાય હા ઠીક છે બીજું કઈ પૂછવું છે આમાં ના રાજા ઠીક છે લો આગળનો શ્લોક કરવું બરોડાથી હા કર એક મિનિટ આ તમારા લોકોના શ્લોક ડિવાઈડ કરેલા છે હા પણ હવે ત્યાંનો જ આજ બરોડાથી જ આવશે હા બસ તો કરો મુકેશભાઈ હા પ્રણામજી છે હા યથા જલ તીર્થ દેવી રૂપા ગંગા કી નાઈ બ્રહ્મ કે હું આધિ ભૌતિક આધ્યાત્મિક તથા આધિદૈવિક તીન રૂપ હૈ સો કહત હૈ એટલે જલ તીર્થ અને દેવી રૂપા ગંગાજીની રીતે ગંગાજીના જેવા ત્રણ રૂપ છે એવા બ્રહ્મના પણ ત્રણ રૂપ છે કે એક આધિભૌતિક એક આધ્યાત્મિક અને એક આધિદૈવિક એવા ત્રણ રૂપ છે એ હવે કહે છે આગળના શ્લોકમાં યથા જલમ તથા સર્વમ યથા શક્ત્યા તથા બૃહદ યથા દેવી તથા કૃષ્ણ તથા ઇહોચ્યતે જગત્તુ ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવા સતત देवता रूपवत प्रोक्ता ब्रह्मणित्यम हरित मत तासु जैसे संकोच विकासी गंगा को जल है तैसे ही यह जगत रूप ब्रह्म हु આવિર્ભાવ તિરોભાવ વાળો હે જેવી રીતે વધઘટ વાળા ગંગાજીનું જે જલ છે તેવી રીતે આ જગતરૂપ બ્રહ્મ પણ આવિર્ભાવ અને તિરોભાવના ધર્મ વાળું છે અને और जैसे पवित्र करवे वाली सामर्थ्य रूप गंगा है तैसे સર્વશક્તિમાન અક્ષર બ્રહ્મ है અને જેવી રીતે પવિત્ર કરવા વાળી સામર્થ્ય રૂપ ગંગાજી છે તેવી રીતે સર્વશક્તિમાન અક્ષર બ્રહ્મ છે तथा जैसे आधिदैविक देवी रूप गंगा है वैसे ही परब्रह्म श्री कृष्ण हु आधिदैविक स्वरूप है જેવી તે આદિદેવી રૂપ ગંગાજી છે એવી રીતે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પણ આધિદૈવિક રૂપ હૈ એટલે આ ત્રણેય ગંગાના રૂપો જેવા છે એવી રીતે પરબ્રહ્મના પણ ત્રણ રૂપો સમજાવ્યા છે આધિદૈવિક આધિ આધિભૌતિક આધિદૈવિક તમે હું યહાં ઇતનો ઓર કહ્યો જાય હૈ જગત તો સાત્વિક ગુણ કે ભેદ સુ તીન પ્રકાર કો હૈ એમાં એવું કહે છે કે તામે હું યહા એટલું એ કહે છે કે જગત સાત્વિક ત્રણ ગુણના ભેદથી ત્રણ પ્રકારનો છે જગત પણ ત્રણ પ્રકારનું છે યા ગંગાજી કે દ્રષ્ટિ છોડી દો હમણાં હા પેરેગ્રાફ છોડી દઉં હા મતલબ અત્યારે એને નહીં લો કે વાલા યથા જલમ તથા જલ સર્વમ વાળું કન્ક્લુઝન જ લેવા છે હા હા આપણી પાસે શું દસ જ મિનિટ છે દસમો શ્લોક થઈ નહીં શકે એટલે નવો શ્લોક સુધી આજે કરશું દસમો શ્લોક કાલે લેશું એટલે નવમા શ્લોક માં જે ને કન્ક્લુડ કરી છે ને બસ એ જ વાતને અહીંયા સમજાવી દો ખાલી એટલે ગંગાજીના જળ તીર્થરૂપ અને દેવીરૂપ જેવી રીતે છે એવી રીતે પરબ્રહ્મ નો આધિદૈવિક આધ્યાત્મિક આધિદૈવિક સ્વરૂપ નું નિરૂપણ અહીં કર્યું છે કે જેવી રીતે જળ છે એવી રીતે જગત છે પછી તીર્થરૂપ જે ગંગાજી છે એ અક્ષર બ્રહ્મ છે અને દેવી રૂપ ગંગાજી જે છે એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે એવું અહીંયા સમજાવે છે જે જે હા તો રીતે ભૌતિક આધ્યાત્મિક અને આદિદૈવિક આ ત્રણ રૂપનું જે વર્ણન કરતા હતા ગંગાજીના એક્ઝામ્પલ થી એને અહીંયા મહાપ્રભુજીએ કન્ક્લુડ કર્યું છે આગળના શ્લોકમાં પણ હજી આમાં થોડા બહુ શંકા સમાધાન વગેરે છે અત્યારે દસ મિનિટ છે આપણી પાસે તો દસમો શ્લોક આજે નથી લેતા એને આપણે કાલે લઈ લઈએ રાજા પ્રણામ હા બોલો એક પ્રશ્ન છે આગળના શ્લોકમાં છે હા બોલો આપણે છઠ્ઠા શ્લોકમાં જોયું ને કે ગંગાજી નું જે તીર્થ રૂપ મહાત્મ્ય છે એ આધ્યાત્મિક એના પ્રવાહમાં છે જો એને પ્રવાહ થી એ જલ ભરીને જો આપણે બીજા દેશમાં લઈ જાય તો એ જલનું કઈ એટલે એ અલગ એ જલ એ જ છે પણ એ બીજી જગ્યાએ એનાથી આપણે કઈ એને ઉપયોગમાં લઈએ તો એને તીર્થ આદિથી જે ફળ મળવું જોઈએ એ મળતું નથી અને એના પછીના શ્લોકમાં જે રીતે જોયું ને કે આપણી જયારે ભક્તિ જે છે ઉત્કૃષ્ટ અવસ્થામાં હોય તો એ ભક્તિની અધિ અવસ્થાની અધિ એટલે અતિવૃદ્ધિ હોય ત્યારે એ ઘર આદિમાં પણ દેખવામાં આવે છે ગંગા દ્વારલી સ્થળ છે ગમે ત્યાં હોય ત્યાં એમ જે જગ્યાએ અવેલેબલ છે ત્યાં હા બરોબર છે તો એ બેમાં ડિફરન્સ સમજાતો નથી કારણ કે એક એક વખત એવું કે છે કે એને જો બીજી જગ્યાએ લઈ જઈએ તો એને તીર્થ આદિનું એ ફળ આપતા નથી અને પછી ભક્તિની અધિક અવસ્થામાં એની પ્રતિતિ ત્યાં એ જ જગ્યાએ થાય પણ છે તો આમાં શું ડિફરન્સ રહ્યો ડિફરન્સ એ રહ્યું કે એક ભક્તિ કરવા માંગે છે અને એક વ્યક્તિ સકામતાથી એની પાસે તીર્થ શાસ્ત્રીય ફળની પ્રાપ્તિ કરવા માંગે છે શાસ્ત્રીય ફલ તમને જોઈએ તો તીર્થ બાઉન્ડ છે ગંગાજી અને જો તમને ગંગાજીથી પ્રેમ છે તો તમે જ્યાં છો ત્યાં ગંગાજી તમારા માટે હાજર છે એટલે જે પેલું લઈ જાય છે એને કઈ ભક્તિ નહીં હોય એટલે એવું એવું હશે તમને એક્ઝામ્પલ આપ્યું છે એવી રીતે કે હું ચાલો મારા હાથ પર કામ ના કરતા હોય હું મારા પરિવારમાંથી કોઈને કહું કે ભલે તમે જઈને હરિદ્વારથી ગંગાનું પાણી લઈ આવો ને હું મને અહીંયા સ્નાન કરાવી દો તો ગંગા સ્નાન કેવા છે એમ વિચારીને હું એમ કહું કે હવે મેં ગંગા સ્નાન કરી લીધું મારા બાથરૂમમાં ગંગાજીના પાણીથી નાહીને અને હવે મને ગંગાજી મુક્તિ આપશે તો એ તમને મુક્તિ નહીં આપે આ કેમ કે તીર્થની વાત છે એટલે માટે હવે જો તમને ગંગાજીથી પ્રેમ છે સ્નેહ છે ને ગંગાજીનું જલ લઈ આવીને ઘરમાં લોકો જે રીતે યમુનાજીની સેવાનો પણ ક્રમ હોય છે લોટીજી પધરાવીને સેવા કરતા હોય છે એમ કરો તો તમારો ભાવ જ્યાં છે ત્યાં યમુનાજી હાજર છે જો તમને ભક્તિ છે યમુનાજીની તો તો જે વ્યક્તિ બંગાવી રહ્યો છે જલ એની પણ ભક્તિ તો હશે પણ એટલે સકામ ખાલી હશે એટલા માટે આપી એટલે બરાબર થોડી ઘણી ભક્તિ તો હશે પણ થોડી સકામતા પણ જોડાયેલી તો હશે જ એમાં હા બરાબર હા રાજા કેમ કે શાસ્ત્રની જ્યાં પણ વાત આવે ને ત્યાં બધી ચીજમાં પર્ટિક્યુલરિટી આવી જાય કે ભાઈ આમાંથી હવે તમારે અડધી ચમચી ઘી પણ ઓછું નાખ્યું છે તો પણ શાસ્ત્રનું કર્મ ફેલ થઈ જાય પણ ભક્તિ હોય પ્રેમ હોય તો આપણે સેવામાં કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય નાની મોટી કઈ ચીજ રહી ગઈ હોય ભાવ જ્યાં છે ત્યાં દરેક ચીજ ભાવની અંદર ઇન્ક્લુડેડ છે પણ જ્યાં કર્મ થતું હોય ત્યાં આ રીતે એને એકબીજાની અંદર માની ના શકાય હા બરાબર એ રીતે સમજવાનું હા धन्यवाद जय मैं जय जय ये बोल रहे हैं कि अगर यमुना जी की लोटी वहाँ लेके आ रहे हैं तो इसमें सकाम का क्या है जिसको हो उसके लिए हमारे लिए नहीं है यदि इसमें सकाम का मतलब कैसे हुई मैंने उदाहरण जैसे दिया ना आपको अच्छा गुजराती में अगर समझ नहीं आया होगा सकामता इस तरीके से यहाँ समझनी है कि जैसे कोई व्यक्ति गंगा जी यमुना जी का जल मंगाता है और ये कहता है गंगा जी का मान लो चलो कि गंगा जी का जल तुम लेके आओ मेरे लिए मैं अपने बाथरूम में गंगा जी के जल से स्नान कर लूंगा और अब गंगा जी मुझे मुक्ति दे देंगे तो क्या ये हो सकता है ऐसा क्योंकि वो तो वहाँ तीर्थ रूपा है वही उसका फल होगा आध्यात्मिक बस तो तुम्हें मुक्ति अगर चाहिए तो गंगा जी तुम्हें घर बैठे बैठे मुक्ति नहीं देंगे तुम्हें उसके लिए उस तीर्थ में जाना पड़ेगा पर अगर तुम्हें गंगा जी की भक्ति है तो गंगा जी तुम्हारे घर में भी हाजिर है हर जगह हाजिर है ऐसा लेकिन यमुना जी अगर वो वहाँ से लेके भी आ रहे हैं तो वहाँ भक्ति भाव से लेके आ रहे हैं किसी आध्यात्मिक उससे तो नहीं लेके आ रहे तो उसमें सकामता मुझे समझ नहीं आई इसलिए मैंने पूछा मैंने वही कहा कि जो व्यक्ति सकामता से लाता है उसके लिए ये क्राइटेरिया है भाव भक्ति से लाता है उसके लिए नहीं है जय जय आए आप समझ में हाँ जय जय हाँ ठीक है तो आज का विषय यहाँ रखते हैं दसवा श्लोक जो है उससे एनाથી आप काले कर सो आज के जगत प्रणाम પ્રણામ છે જે हाँ, और कोई ज्वाइन हुआ है ठीक है कल की वार्ता में किसी को कुछ पूछना है क्या નહીં રાજા नहीं राजा ठीक है तो करो आगे का प्रश्न कौन करेगा स्नेहा कर जी राजा वाद है ना राजा वार्ता प्रसंग છે हाँ वार्ता प्रसंग છે और एक समय श्री आचार्य जी महाप्रभु जी काशी पधारे फिर एक बार एक समय श्री आचार्य जी महाप्रभु जी काशी में पधारे तो सेठ पुरुषोत्तम दास के घेर घर उतरे और वहाँ पुरुषोत्तम दास के घर पर उतरे तब सेठ पुरुषोत्तम दास के ठाकुर श्री मदन मोहन जी को पंचामृत स्नान कराई आप भोग धरी भोजन भोजन किए तब सेठ पुरुषोत्तम दास ने ठाकुर श्री ठाकुर जी मदन मोहन जी को पंचामृत स्नान करा भोग लगाकर वहाँ भोजन कर रहे थे तब दामोदर दास हरसानी तब दामोदर दास हरसानी ने श्री आचार्य जी को विनती करी तब दामोदर दास हरसानी जी आचार्य जी से विनती करते हैं कि महाराज यहाँ कहा यहाँ पंचामृत ठाकुर को नहाए ऐसा क्यों पं, यहाँ पंचामृत ठाकुर ठाकुर जी को क्यों पंचामृत स्नान कराया ऐसा नाराजा हाँ तब श्री आचार्य जी कहे यद्यपि यहाँ हमारी आज्ञा से नाम देत है तब से आचार्य जी ने कहा यहाँ हमारी आज्ञा से हमारी आज्ञा से नाम, नाम देता है मतलब दीक्षा देता है इतनी योग्यता है इसमें जी राजा तो इतनी मर्यादा रखनी चाहिए राखी राखी चाहिए इतनी मर्यादा तो रखनी चाहिए मतलब यहाँ पे कुछ इतना है नहीं ना राजा यहाँ पर श्री आचार्य महाप्रभु जी काशी पधारते हैं फिर पुरुषोत्तम दास जी के घर पर उतरते हैं तो पुरुषोत्तम दास जी जो है वो ठाकुर जी को मदन मतलब उनका जो स्वरूप है ठाकुर जी का वो मदन मोहन जी को पंचामृत स्नान कराते थे और कराने के बाद भोजन करके तब दामोदर दास उनसे कहते कि आप ऐसा क्यों कर रहे हो तब तब पुरुषोत्तम दास ने कहा कि यह जो आज्ञा है वही हम कर रहे हैं मतलब यहाँ ये बात है कि पुरुषोत्तम दास सेठ जो है वो मतलब महाप्रभु अपने ठाकुर जी की सेवा महाप्रभु जी के भाव से करते थे मतलब उनके लिए महाप्रभु जी और ठाकुर जी में कोई भेद नहीं है इतना उनका भाव उच्च था तो वो ठाकुर जी को और महाप्रभु जी को एक मानते थे और महाप्रभु जी को ही ठाकुर जी मतलब ठाकुर जी में महाप्रभु जी का भाव रख के और ठाकुर जी की सेवा रोज करते थे इसलिए महाप्रभु जी ने जो है वो इनको ठाकुर जी को पंचामृत स्नान करा के और फिर ठाकुर जी को भोग धर के और प्रसाद धरोगे जी राजा तो यहाँ महाप्रभु जी ने ये कहा कि भले इसका भाव इतना ऊंचा है इतना श्रेष्ठ है फिर भी इतनी मर्यादा तो रखनी चाहिए ये पंचामृत स्नान कराने से मतलब फिर वो ठाकुर जी वो जो वो स्वरूप मतलब ठाकुर जी के स्वरूप के भाव से प्रसाद ले रहे हैं उनका पंचामृत का मतलब ये होता है मूर्ति की शुद्धि की जाती है पंचामृत के द्वारा तो उनका भाव स्थापित महाप्रभु जी का था पुरुषोत्तम दास शेठ का वो गोवर्धन दर का स्वरूप था फिर भी महाप्रभु जी मान के उनकी सेवा करते थे तो महाप्रभु जी जब पधारे तो महाप्रभु जी ने पंचामृत स्नान करा के ठाकुर जी की शुद्धि की मतलब कि गोवर्धन दर जी में जो पुरुषोत्तम दास शेठ का भाव था उसको निवृत्त करके ठाकुर जी का भाव स्थापित करके फिर ठाकुर जी को भोग धर के और प्रसाद अरोगे यही मतलब जब महाप्रभु जी पधारते थे तब वो ऐसा करते थे हाँ ऐसा यहाँ महाप्रभु जी पधारे इसलिए पंचामृत स्नान किया है ना राजा महाप्रभु जी ने खुद करवाया है हाँ मतलब तभी पंचामृत स्नान होता था हाँ तभी हाँ जी राजा पर जो इसके पीछे रीजन क्या समझ सकते हैं कि मतलब पंचामृत स्नान जैसे अपन शरीर की शुद्धि की मतलब जैसे करवाते हैं तो जी मतलब यहाँ पे ये रीजन क्यों आया होगा करवाने का ऐसा रीजन ये आया कि महाप्रभु जी को अब ठाकुर जी को भोग धर के और प्रसाद अरोगना है तो ये पुरुषोत्तम दास शेठ का तो भाव उनके अंदर ठाकुर जी का नहीं था महाप्रभु जी का था तो जो भाव है उससे प्रभु का आविर्भाव है वहां पे क्या महाप्रभु जी खुद को भोग धर के हरोगे अच्छा जी जी जी तो इसलिए महाप्रभु जी ने पंचामृत स्नान करा के ठाकुर जी के मूल वो स्वरूप को शुद्ध किया उसमें परब्रह्म श्री कृष्ण का भाव स्थापित किया फिर भोग धर के और फिर प्रसाद हरोगे वैसे होना तो ये चाहिए कि गोवर्धन दर्जी में श्री महाप्रभु जी का भाव आना चाहिए उनको कि सब इन्हीं के परिकर हैं तो उनके भाव में कुछ हाँ बिगाड़ है जो भी है उन्होंने अपने हिसाब से किया वो महाप्रभु जी मान के करते थे तो फिर महाप्रभु जी ने ये मर्यादा रखी जी पर अगर जैसे अपन पंचामत स्नान कराते हैं तभी अपन को हमेशा यही मतलब भाव से रखना है की नहीं पंचामृत तो शास्त्रीय प्रकार है जो मूर्ति की शुद्धि के लिए किया जाता है तो जैसे महाप्रभु जी पधारे तब उन्होंने पंचामृत स्नान करवाया कि वो भाव था कि महाप्रभु जी का भाव मान के करते थे तो अगर महाप्रभु जी वहां से पधार जाते फिर वो वापस उनका वो भाव आ जाता तो फिर महाप्रभु जी मान के उनकी सेवा शुरू कर देते थे अच्छा जी जी जी ठीक है और कुछ किसी को पूछना है इसमें करो आगे की वार्ता मैं ही करूँ राजा और कोई कर लो एक बार मुझे इसमें कुछ बताना है तो देखो इसमें ये खास प्रैक्टिकली इसमें ये बात है कि आजकल भी बहुत सारे वैष्णव ऐसे यमुना जी की सेवा करते हैं वल्लभ संप्रदाय करके एक संप्रदाय और चलता है जिसमें वो लोग महाप्रभु जी की सेवा करते हैं तो ये सारी चीजें जो है ये सब पुष्टिमार्ग के हिसाब से गलत है हमारे यहाँ यमुना जी भले ठाकुर जी का परिकर है तो ठाकुर जी के परिकर के रूप में उनको हम पूजनीय मानते आदरणीय मानते हैं और चलो सेवा करनी हो तो भी लोटी पधरा के या रेत पधरा के ठाकुर जी के साथ साथ कर सकते हैं पर ठाकुर जी को असाइड करके और सब कुछ महाप्रभु जी बन जाए सब कुछ ये ही बन जाए कि महाप्रभु जी ही सब कुछ बन जाए तो ये सारी चीजें जो है वो पुष्ट मार्ग में गलत है इसको खास करके इस एग्जाम्पल से समझना चाहिए कि हमारे लिए आराध्य श्री कृष्ण है और महाप्रभु जी हो यमुना जी हो राधा जी हो सब कुछ ठाकुर जी का परिकर है तो उस हिसाब से गुरु पूजन की तरह या ठाकुर जी के परिकरों का चलो सेवा अगर हम रखो तो भी प्रभु के साथ होना चाहिए ये नहीं कि अब हमें ठाकुर जी की जरूरत नहीं है हम तो महाप्रभु जी की सेवा करेंगे ठाकुर जी की जरूरत नहीं है ठाकुर जी भी तो राधा जी हैं एक ही तो बात है हम राधा जी की सेवा करेंगे तो ये सब कुछ पुष्ट मार्ग के सिद्धांत से विरुद्ध है इस बात को खास इस एग्जाम्पल से समझना चाहिए जी राजा राजा यहाँ पे जो है यहाँ हमारी आज्ञा थे नाम देते मतलब नाम नाम यहाँ क्यों कहा गया है वो तो सेवा करते थे ना नाम देते हैं मतलब दीक्षा देते हैं ऐसा दीक्षा मतलब समर्पण पूर्वक से, सेवा की आज्ञा मतलब पुरुषोत्तम दास शेड आगे की वार्ता में आया ना कि वो ब्राह्मण को उन्होंने दीक्षा दी पुष्टि मार्ग की कंठी हाँ। देते थे ऐसा क्या प्रभु हाँ, जी कहना ये चाहते हैं कि पुरुषोत्तम दास शेठ में बहुत योग्यता है वो एक बहुत अच्छे वैष्णव है इतनी योग्यता है कि महाप्रभु ने उनको ये आज्ञा की थी कि तुम मेरी तरफ से किसी भी व्यक्ति को दीक्षा दे सकते हो इतनी वो योग्यता है फिर भी महाप्रभु जी ने मर्यादा का पालन यहाँ पे किया है कि भले ही कुछ भी हो पर यहाँ पे ये नहीं चलेगा की उनका जो भी भाव है उसको एक्सेप्ट कर लिया जाए जी राजा हम्म ठीक है और कुछ पूछना है किसी को नहीं ऐसा ये भाव किसी से अति स्नेह के कारण आता है हाँ वही कारण है अति स्नेह अति प्रेम या अति आदर ये जो भी सब अति सर्वत्र वर्जय कहते हैं तो सब अति के परिणाम है हम्म। ठीक है करो आगे का प्रसंग कौन करेगा का जी आप करो दे दे आज के लिए तो आज नहीं कर सकते ठीक है भले कोई बात नहीं मैं करूँ हाँ, तो और कोई करो चलो ये मैं करूँ कौन अच्छा जो यहाँ कर मितेश का है अभी तक ऑफिस से ही नहीं आया ओहो ठीक है हाँ कर ले वार्ता प्रसंग सात बहुरी एक दिन काशी के राजा के मन में आई जो सेठ पुरुषोत्तम दास तो हम मिलिए मतलब बहुत दिन बहुरी एक दिन के बाद काशी के मतलब वंस अपॉन टाइम इंग्लिश में बोलते हैं ना बहुरी एक दिन के बाद मतलब किसी एक दिन आता है आवाज आ रही है ना हाँ आ रही आ रही है अच्छे से आ रही है काशी के राजा के मन में ये बात आई कि अपन सेठ पुरुषोत्तम दास से मिलके आते हैं तो हम्म। राजा गंगा पार रहत हतो तहा ते प्रातः काल आयो तो राजा जब गंगा की जो नदी है वो गंगा को पार कर रहे थे तहाँ प्रातः काल आयो मतलब कि सुबह हो गई जो ऐसा ना हाँ वो गंगा पार करके सुबह सुबह आए समय सेठ जी छोटी परदनी पहरे गोबर संकेल संकेलत हते तो आ समय मतलब उस समय सुबह के समय सेठ जी जो है वो छोटी वर्दनी मतलब जी वो धोती लंगोट गांधी जी पहनते थे ना ऐसे हाँ छोटी धोती हाँ जी जी घुटना से ऊपर तक की तो जो सेठ जी जो पुरुषोत्तम सेठ जी हैं वो छोटी सी लंगोट पहन के जो अपन गोबर को जो थापते हैं संकेलते हैं वो कर रहे थे अरे गौशाला में गोबर उठा रहे थे साफ कर रहे थे गौशाला में गोबर साफ कर रहे थे तब सेठ के लोगन ने सेठ तो कहो जो तुम जो तुम सो मिलनो मिलन को राजा आवत है सो अच्छे वस्त्र पहर के गादी पर बैठो तो उनको सब लोगों ने कहा कि आप आपसे राजा मिलने आ रहे हैं तो आप अच्छे वस्त्र धारण करके गादी पर विराजिए और मतलब वो जैसे गोबर का कर रहे थे इसलिए उन्होंने उनको ऐसा कहा हाँ। तब सेठ कहे जो आवन दे राजा को कहा डर है तब राजा आयो तो पुरुषोत्तम नाम सेठ जी ने ऐसा कहा कहा कि उनको आने दो राजा को कहा डर है रा, राजा से क्या डर है तो तब वहाँ राजा आए हाँ। गोबर भरे हाथ राजा के आगे आए तब राजा चतुर हतो सो कहो सेठ जी तुम धन्य हो तो सेठ जी जो है वो अपने गोबर वाले हाथ लेके वो राजा के पास आए तब रा, राजा मतलब चतुर थे तो उन्होंने सेठ जी से कहा तुम तो धन्य हो यह या संसार में मान बढ़ाई एक तिहारी छूटी है तब सेठ ने कही हम गृहस्थ हैं घर को काम कर करो चाहिए तो जैसे मतलब राजा ने ऐसा बोला कि आप तो धन्य हो कि संसार का जो मतलब जो इतना मतलब मान बढ़ाई जो है मतलब जो बड़ा बढ़ावा जो एक दूसरे का करते हैं मतलब वो छोटा है मतलब ऐसा ना हो आगे नहीं मतलब सब तो ऐसे खूब मान पान रखते हैं खुद का भी इतना स्टेटस और ऐसे वो राजा मिलने आया है तो अच्छे ढंग से रहे हो ढंग से बैठो या ऐसे अच्छे अच्छे कपड़े पहन के बैठना चाहिए मिलना चाहिए पर उन्होंने कहा कि आपकी तो ये सब कुछ छूट गया है व्यंग्य में कहा टोंट मारते हुए जी जी जी तो सेठ ने कही तो पुरुषोत्तम दास सेठ ने ऐसा कहा कि हम तो गृहस्थ हैं मतलब घर का ये सब करते हैं और घर का काम तो हमें करना चाहिए हम्म। तब राजा प्रसन्न हुई के घर गए तब राजा ने जब ये बात सुनी कि शेर जी ने ऐसा बोला कि घर का काम तो हमें करना चाहिए तो ये सुन के वो बहुत खुश हुए और यह सुन के वो गए या प्रकार सेठ को प्रतिष्ठा की चाह रंचक हूं नाई गाय की टहल तो अपने घर को काम कहे तब उन्होंने यह बोला कि यह प्रकार जैसे सेठ जी ने बताया कि सेठ को प्रतिष्ठा की चाह रंचक हूं नाई हाँ। मतलब उनको बिल्कुल भी खुद के मान पान की पड़ी नहीं थी ऐसा कि अच्छा वो राजा आया है और ये क्या बोलेगा वगैरह वगैरह उनको कुछ भी ऐसी फीलिंग नहीं थी वो तो जो भी कर रहे थे मतलब कि उनके सामने तो मुझे ढंग से रहना चाहिए राजा गांव का राजा मिलने के लिए आया है तो ऐसे सब ऐसी जो बात होती है सबको ऐसे होता है कि हमें तो अच्छे कपड़े पहननी चाहिए और ऐसे काम दूसरों के सामने नहीं करेंगे झाड़ू करने में शर्म आ जाए तो ऐसा सब जो कुछ भी है वो शेठ जी को बिल्कुल नहीं था वो तो सामान्य घर का जो भी है वो सब कुछ अपनी इच्छा से करते थे और खास इसमें ध्यान देने की बात ये कि उन्होंने राजा से ये नहीं कहा कि भाई मैं तो वैष्णव हूँ ठाकुर जी की गाय है तो उनकी सेवा करनी चाहिए ऐसा जो भाव है वो राजा के सामने प्रदर्शित नहीं किया क्योंकि वैष्णव को वैष्णव के सामने इन सब भावों को दिखाना चाहिए ऐरे गहरे किसी के भी सामने हम अपने भावों का प्रदर्शन करें सामने वाला समझेगा तो कुछ नहीं इसलिए ऐसे भावों का प्रदर्शन उनके सामने नहीं करना चाहिए तो ये मुख्य बात है कि प्रभु के प्रति हमारा भाव हमारे मार्ग के प्रति हमारा जो भाव है समझने वाले के सामने बोलना चाहिए बाकी उस भाव का बिगाड़ है तो किसी के भी सामने हमें इन सब चीजों को प्रदर्शित नहीं करना चाहिए जैसे राजा करो उस भावना से थे कि ठाकुर जी की गाय है ठाकुर जी की गौशाला है उसकी सेवा तो हमें करनी चाहिए इस भावना से कर रहे थे पर राजा ये समझने वाला है नहीं तो ये सोच के शेठ जी ने उसे छुपा दिया कि भाई चलो हम तो घर का काम कर रहे हैं करना चाहिए ना ये नहीं दिखाया गया अपने भाव को वहां पे प्रदर्शित उन्होंने नहीं किया है तो ये मुख्य बात है कि प्रभु के प्रति हमारा जो भाव है सेवा के प्रति है मार्ग के प्रति है तो इन सब भावों को हमें छुपा के रखना चाहिए सामने वाला व्यक्ति अधिकारी है तो उसे बताना चाहिए अधिकारी नहीं है तो उसे नहीं बताना चाहिए तो पता कैसे चलेगा कि वो अधिकारी है या नहीं है अधिकारी है या नहीं है ऐसे पता चलेगा कि सामने वाले व्यक्ति को भी ठाकुर जी में भाव है कि नहीं है मार्ग के प्रति उसकी निष्ठा कैसी है उसकी समझ कैसी है इन सब चीजों को सोच समझ कर फिर उसके सामने हमें बोलना चाहिए आर्ग्य होना चाहिए ऐसा नहीं संप्रदाय का तो होना ही चाहिए संप्रदाय का होने के साथ साथ हमारे भाव वाला भी होना चाहिए हमारे भावों को जो समझो उसको आदर दे हाँ वो क्योंकि सामने वाला व्यक्ति अगर नहीं समझेगा तो वो तुम्हें ये समझेगा कि भाई तुम तो नाटक कर रहे हो ऐसा सब समझे तो उसके सामने इन सब भावों को नहीं बोलना चाहिए हमें वो प्रदर्शन नहीं करना चाहिए अपनी हाँ बस प्रदर्शन नहीं करना चाहिए एक दूसरे से इंस्पिरेशन के अर्थ में या शेयरिंग के अर्थ में सामने वाला समझ पाता हो इतना दिमाग वाला हो तब तो बोलना चाहिए नहीं तो नहीं कहना चाहिए राजा मतलब इसमें मतलब ये जो राजा आए आए थे उन्होंने तो मतलब ये जनरली इसमें से बोध लिया होगा कि जैसे घर का काम करने से जैसे कोई छोटा नहीं होता है जैसे गाय का कुछ भी काम है या गाय की सेवा है तो वो भी मतलब अपन को क्या काम है तो करना चाहिए ऐसा बोध लिया उसने उसने ऐसा मतलब जो गुप्त बोध है वो जो अपने मार्ग का है जो उसने कुछ ठाकुर जी के बारे में या ठाकुर जी रिलेटेड कुछ नहीं बताया हाँ वही मतलब उसके उनके मन में जो असली भाव था वो तो ये था कि भाई प्रभु की गाय है तो उसकी सेवा तो हमें करनी चाहिए तो ठाकुर जी की गौशाला है उस भावना से उन्होंने तो इस चीज को बोला है पर सामने वाला समझने वाला तो है नहीं तो उसके सामने इसको क्यों प्रदर्शित करना चाहिए ऐसा सोचकर उन्होंने इस बात को उनके सामने नहीं बोला जी राजा हम्म। वैसे हमको ये बोध मिलता है कि हम जहाँ भी बात करते हैं तो वो किस तरह का आदमी है किस तरह का नहीं है इस हिसाब से अपने मार्ग की या अपनी सेवा ये घर काम की ये जो भी करते हैं उसका बताना चाहिए यही हाँ बस यही सोच समझ के सामने वाला व्यक्ति समझदार है हमारे मार्ग का है हमारे भाव को समझने वाला है तो बोलना चाहिए नहीं तो इन चीजों को हमें टालना चाहिए या ऐसे जैसे शेठ जी ने कहा कि तो हम घर का काम कर रहे हैं ऐसा कुछ भी बोल के निपटाना चाहिए वो जो सेवा है वो भी गुप्त रखनी चाहिए रखनी चाहिए वो उसकी भी मर्यादा हमको रखनी चाहिए कि हाँ, हाँ, ये बिल्कुल, अपना बिल्कुल। अपनी सेवा है तो वो अपने आप ही करनी चाहिए दूसरों को करने नहीं देना चाहिए हाँ बिल्कुल इन सब चीजों को हमेशा छुपा के रखना चाहिए अच्छा, अच्छा। ठीक है और कुछ पूछना है किसी को राजा जनरल टॉपिक है इसके बाहर का पूछ सकते हो हाँ बोलो राजा अभी ऐसा आ, मतलब यहाँ पे एक गाँव है वहाँ पे उनके घर में ऐसा प्रकट हुआ ठाकुर जी मतलब साक्षात प्रकट हुए ऐसा बोलते हैं फिर उन्होंने मनोरथ भी रखा तो ऐसा कोई साक्षात प्रकट हो सकता है हो सकते हैं नहीं हो सकते ये को प्रश्न नहीं है हो सकते हैं ठाकुर जी क्यों नहीं हो सकते वो कोई बात नहीं है पर उन्होंने जिस तरीके से प्रदर्शन किया है इन चीजों का इन भावों का उससे ये नाटक है सब साफ दिखता है तो वो बोल रहे हैं कि उन, उनका क्या है मतलब भाव है ऐसा कुछ सुनाई दिया अभी तक हम गए नहीं है मतलब ऐसा सुना है सिर्फ ठाकुर जी प्रकट हो सकते हैं इसमें कोई शंका की बात नहीं है पर जो व्यक्ति को सच्ची में ठाकुर जी के अंदर भाव है वो व्यक्ति कभी भी ऐसे ठाकुर जी की सेवा का या अपने भावों का प्रभु प्रकट हुए तो भी इन चीजों का प्रदर्शन वो कभी नहीं करेगा जी मतलब पॉसिबल तो है हाँ हाँ बिल्कुल है क्यों नहीं है मतलब वो तो कोई स्वरूप के रूप में नहीं राजा वो अपने आप ही प्रकट हुए ऐसा बोल रहे हैं हाँ हाँ सब हो सकता है ऐसा कुछ नहीं है ठाकुर जी के प्राकट्य के अनेक प्रकार हो सकते हैं तो मुख्य बात यह है कि अगर हुए हों तो सामने वाला व्यक्ति को उसे छुपाना चाहिए ऐसे प्रकट नहीं करना चाहिए प्रकट कर रहा है उसका मतलब कि वो कुछ गड़बड़ है उसमें हाँ लेकिन कभी कभी ऐसा भी हो जाता है कि वो मतलब प्रकट तो हो, हो सकते ही है लेकिन वो रस कभी कभी वो पछता नहीं है तो वो बता देते हैं लेकिन मतलब उत्तम बात तो यही है कि गोप के रखनी चाहिए ऐसी चीजें तो बिल्कुल एकदम छुपा के रखना चाहिए इसको प्रकट नहीं करना चाहिए कभी मतलब फिर ये है कि आगे इस तरह का अनुभव फिर तो नहीं होगा अगर प्रकट कर दिया तो होगा नहीं होगा ये ठाकुर जी की इच्छा की बात है हाँ, इसमें हमारा कुछ नहीं है पर बात ये है इतनी कि ये चीजों को अगर प्रकट किया जाता है तो सामने वाले व्यक्ति के मन में कुछ और भी भाव मिश्रित हैं ऐसा समझ में आता है जो व्यक्ति को असल में प्रभु से प्रेम होगा वो व्यक्ति इन चीजों को बोलेगा नहीं उसे छुपा के रखेगा हम्म, हम्म। ठीक है थोड़ा सा है ना वावाई वो मतलब प्रशंसा हो इसलिए ऐसे हाँ ऐसा कुछ भाव साथ में है अभिमान है या शो ऑफ करना है कुछ भी साथ में है ऐसी कुछ गड़बड़ लगती है मतलब प्रकट होंगे तो ऐसे कर कैसे पाएगा इंसान हाँ वही बात है कि वो उसे छुपाएगा उसके मन में ये होगा कि वो खुद को ऐसे भाग्यशाली समझेगा ऐसे दूसरे लोगों के साथ ऐसे बोल बोल के प्रदर्शित नहीं करेगा वो भक्त नहीं होगा शायद वो प्रवाही जीव होगा तब भी ऐसा कर रहा होगा ऐसा हाँ वो ऐसे कुछ भी गड़बड़ है भक्त हो सकता है शुरुआत की स्टेज का कि जिसको अभी कुछ ज्ञान नहीं है या ऐसे नाटकबाज है या और भी सब भाव वाला मिश्रित है ऐसा कुछ भी पॉसिबल है इन शॉर्ट साफ बात कि वो व्यक्ति के मन में वो सच्चा भगवत ही नहीं है इतना तो प्रूव हो ही जाता है मतलब वो उसका जो एक्सप्रेशन है मतलब उसकी जो फीलिंग्स है वो ऐसा उसके उसके हिसाब से नहीं कर रहा है वो शो ऑफ करने के लिए कर रहा है तो समझ हाँ ऐसा ही नियरली यदि जैसे वो राजा के सामने उनको मान प्रतिष्ठा का भी नहीं था इसलिए वो ऐसे उनके सामने गए अगर मतलब अगर सिर्फ प्रभु तक बात होती तो हाथ पहुँच करके थोड़ा ड्रेसअप हो करके भी चले जाते जैसे हाँ ठाकुर जी की बात अलग है राजा की बात अलग है मतलब यहाँ के तो अरे आप तो पूरे गांव के शेठ हो इतनी आदर प्रतिष्ठा है राजा सामने से मिलने आया है तो आपको उनके सामने ऐसे जाना चाहिए थोड़ी प्रतिष्ठा पूर्वक ऐसे स्टेटस के हिसाब से रहना चाहिए तो इन सब चीजों को उन्होंने शेठ जी ने ये कहा कि भाई इन सब चीजों में मुझे क्या फायदा स्टेटस रहे तो क्या नहीं रहे तो क्या तो उसके लिए मुझे ये सब छोड़ छोड़ा के राजा के सामने सज दज के जाने के क्या फायदा है ऐसा जी जी वो तो इसीलिए नहीं गए अगर सिर्फ प्रभु के विषय की सोचते हैं कि ये प्रभु की गाय है तो एक ऑप्शन ये भी था कि ये चीजें बिल्कुल ही सामने नहीं आएंगी और मैं थोड़ा सा वैसे नहीं रखता हूँ ऐसा तो थोड़ा ड्रेसअप होके भी चला जाता हूँ तो वो चीज बिल्कुल भी सामने नहीं आती हाँ नहीं आती उनके सामने ये बात हाँ जी जी हम्म। कौन सी बात राजा क्या बोला उन्होंने उनसे पूछो क्या मतलब उनको मान प्रतिष्ठा का नहीं था इसलिए वो राजा के सामने इसलिए गए कि भाई हम ठीक है राजा है तो राजा हैं हम ग्रस्त हैं तो हमें ऐसा कुछ नहीं है कि जैसे जनरली लोग ड्रेसअप होकर के कोई आगे से आता है तो राजा ना भी हो तो भी जिस स्टेटस के वो थे या कम के भी होते हैं तो भी सामने वाले के लिए हम ड्रेसअप होके आते हैं उनको मान प्रतिष्ठा का नहीं था मेरा ये कहना था कि ठीक है मान प्रतिष्ठा की वजह से वो ऐसे नहीं गए अगर प्रभु के लिए कोई चीज कर रहे हैं तो वो उसको समूचा भी छुपा सकते थे कि भाई ये मैं प्रभु के लिए कर रहा हूँ वो लौकिक जीव है अगर मैं मान प्रतिष्ठा का नहीं भी रखता हूँ तो इस समय मैं थोड़ा सा ये सब गोबर वगैरह सकेल के या हाथ धो करके थोड़ा वैसे चला जाऊं तो उसमें भी मैंने कहा वो भी हो सकता था हाँ जी मतलब ये जनरल में भी ले सकते थे ना मतलब वो राजा जैसे आए थे तो अपन ऐसा भी ले सकते ना कि वो उसको कोई जनरल मीनिंग या जनरल बोध तो मिला एटलीस्ट ऐसे हाँ वो भी है हाँ इसलिए शायद ऐसा हो कि कुछ तो मतलब जैसे पुरुषोत्तम दास से एवं यूं ही तो मिलने नहीं आए होंगे मतलब कुछ तो मतलब सीख के गए भले कुछ जनरल घर की बात सीख के गए पर कुछ हाँ, वो तो है और अगर में ऐसा भी हो सकता है कि जैसे सेठ को ऐसा लगा ही नहीं होगा कि ऐसा जरूरी है मिलना उनका मन नहीं किया तो नहीं मिले मिलने को मिल भी सकते थे लेकिन उनमें सोचा होगा नहीं कुछ पॉसिबल है इसमें बात इतनी है कि उनको इन सब चीजों की पड़ी नहीं थी कि मुझे उसके सामने अच्छा दिखना है हाँ। ये वो ऐसा कुछ भी उनको नहीं उनके सामने उसकी वैल्यू नहीं होगी तो उन्हें नहीं मिला बस जनरल हाँ वही ठीक है तो आज का यहाँ रखते हैं आगे का प्रसंग कल करेंगे जी राजा धन्यवाद प्रणाम धन्यवाद प्रणाम धन्यवाद प्रणाम राजा धन्यवाद प्रणाम